Gracias. છીએ દાદાજી કે છે કે જેને આ કાળમાં અને આ જગતમાં કુસંગ ના અડે એ સૌથી મોટો પુણ્યશાળી કે છે અને પછી બીજી એક જગ્યાએ કહેલું સત્સંગનો ભીડો આવે તો જ કુસંગ હટતો દોડો દોડો દાદા કને જેને મોક્ષ જ ખપતો એટલે મૂળ કુસંગ તો મહાત્માઓનો ટળી જ ગયો છે પરંતુ જેમ જેમ સત્સંગનો ભીડો અંદર અને બહાર બહાર અત્યારે આપણને બહાર એ સત્સંગનો ભીડો છે ને અંદર એ છે અને દાદા કે છે એકલા હોઈએ ત્યારે આપણે અસંગપણાનો સ્વાદ માણીએ એટલે અંદર સત્સંગનો ભીડો થાય એમ કરીને કનુ પર ભાવે ન્યુઝીલેન્ડમાં કોની જોડે સત્સંગ કર્યો કે ભાવેશ જોડે કે કે એમ સત્સંગ તો કે એ સત્સંગનો ભીડો એટલે કે નિરંતર અવિરત જે પણ દ્રષ્ટિને જ્ઞાન મળ્યું છે કે આવો આખો દાડો શું દોડો છો અને મનમાં વિચાર કરીએ કે દાદા તમારી આગળ પાછળ ફ્રીએ છીએ આપણે તમે શું દોડો છો બોલાય તો નહીં પણ મનમાં એવું થાય અમે તમને સમજણ પાડતા હતા કે અંદર વેક્યુમ રહેતું નથી કોઈને કોઈ પરમાણુ જો તમે આ નહીં રાખો ઉપયોગ તો બહારના બીજા પરમાણુ પેસી ગયા વગર રહેશે નહીં હવે મહાત્માઓને બીજો તો ના પેસે પણ હું એટલું જોઉં છું અથવા અંદર બીને બહાર પણ કે આજ્ઞા ધર્મનો કે સત્સંગનો ભેડો ના હોય એટલે લીઝર ટાઈમ તો થઈ જાય માણસોને એ પછી બધો ઉપયોગ લોપડ ચોપડમાં જાય આમ તેમ ફરતા ફરતી પછી ભલે ને બધા મહાત્માઓ જ બેઠા હોય તોય ઘણીવાર જોવા મળે કે મહાત્માઓ છે દાદા દાદા કરે છે પણ ઉપયોગમાં નથી આરામથી વૃત્તિઓ વહેતી મૂકી છે શું મૂક્યું છે અને જ્ઞાની પુરુષ એવું કહે છે એક જગ્યાએ મેં હમણાં જ વાંચ્યું કે ઘડિયાળને પણ શરમાવે એવી રીતની તમારી ઉપયોગની ગોઠવણી હોવી જોઈએ તો છત થઈ ગયો મેં કહ્યું દાદા તો ખરી વાત કરે છે એ ઘડિયાળને પણ શરમ આવે એવી તમારી ચોક્કસપણે ઉપયોગની ગોઠવણી હોવી ઘટે ચાલો જય સચિદાન દ્વંદ્વાતીત દાદાજીની સર્વે અવસ્થા મનોહારી વર્તમાને સામે આવી ફાઇલો ઉકેલ જાણી દ્વંદ્વવાળું હોતું જ નથી રિયલ શુદ્ધ ચેતનને તો દ્વંદ્વ પણ જે જ્ઞાનીની આપણે વાત કરીએ છીએ કે રિલેટિવ પરિણતિને લાગુ પડે છે શાને લાગુ પડે છે એ પણ એવી પરિણતિ થઈ ગઈ છે કે એમાં કોઈ દ્વંદ્વ રહ્યા નથી જે ફાઇલ સામે આવે છે એટલે કે અવસ્થા ઊભી થાય તેનો ઉકેલમાં જ છે અને અત્યારે જુઓ આપણે તો આ થાય તો સારું કે આ ના થાય તો સારું કે આમ થયું તો સારું કે પેલું થયું તો સારું એવું એમને છે નહીં સહેજા સહેજ જે આવે એનો ઉકેલ હોય છે અમે દાદા ભગવાન પાસે બેસતા રાત્રે સાડા નવ પોણા દસ દસ થયેલા હોય અને એક મહાત્મા આવતા કંઈક બહાર ધંધો કરવા જાય ત્યાંથી આવે પણ એનો નિયમ કે આવીને દાદાને દર્શન કરવા એટલે દાદા બેઠેલા હોય રાત્રે દસ વાગે પછી આવીને લાંબુ મોટું પદ ચાલુ કરે તો અમને બધાને ઝોકાવવા લાગે અને કંટાળો આવવા લાગે આ રાત્રે દસ વાગે આટલો મોટો ચોપડો કેમ ખોલે છે પણ દાદા શાંતિથી બેઠા બેઠા એકદમ વર્તમાનમાં અમે જોયા છે અને સંભાવથી શાંતિથી નિકાલ કરે એમને કશું ધોંધો વાળું હોય નહીં કે આમ કેમ કર્યું પેલો કેમ કરે આજુબાજુવાળા બધા એને દ્વંદ્વ ઊભો થાય પણ એમને ઊભો થાય નહીં એટલે કે છે કે વિતરાગ દશાની જે વાત છે કે જ્યાં કોઈ દ્વંદ્વ કે આગ્રહ કે સારું કે ખોટું કે હોવું કે ઘટે કે ના હોવું ઘટે કશું રહ્યું નથી શું બની રહ્યું છે એમાં દાદા ભગવાન કે છે અમે તો પોટલા જેવા રહીએ પોટલા જેવા એટલે જેવા રાખો એવા રહીએ એટલે કે તમારી ઈચ્છા પ્રમાણે અમે ચાલીએ એવું જે કે છે બહુ મોટી વસ્તુ છે એટલે આ દ્વંદ્વાથી તમે તમારી ઈચ્છા પ્રમાણે ચાલીએ બધું નજીક નજીક જય દાદા ભગવાન સિંહ જય જય દાદા ભગવાન દાદા ભગવાન સિંહ જય જય નરસિંહ જય જયકારો દાદા ભગવાનના નરસિંહ જય જયકારો દાદા ભગવાનના નરસિંહ જય જયકારો દાદા ભગવાન वासि जकार paro Shiva body physics. So, body mind speaks body physics wise are different. But the quality wise are one. quality that is subject to filling and emptying out and acquiring various forms by name, by shape, by appearance, by every way that are given to a material existence. That is live. Live existence, we say. Dr. Krish, you understand? And wherever there is life, there is live existence. But amongst all these living entities, the most of Mother Nature. Grand scheme of Mother Nature is not an independent scheme, but it is interdependent. Grand Mother Nature and human and which are part and parcel of the same hope I make it clear to you. Right? It can read it. <laughs> okay. Very good, very good. We are very happy that you are here. After this congregation, which will last about two years, uh, two hours rather, for a while it is two years now. <laughs> so we'll meet. Our મહાત્મા સુરેશભાઈ પટેલ કે સુરેશભાઈ પટેલ કામરેજ એમને કાલે આપ્યું હતું સત્સંગ માટે એ આજે લઈ લઈએ સરીબન લઈશું સાહેબ એમને જરા એમનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એ પ્રોજેક્ટમાંથી થોડું પૂછ્યું છે પણ ફરી શું કામ હતું બોલવું એ સિંગલ ગુનો છે ક્યાં બોલવા આપજો કોઈ બે આ બેનો અને આ બે બોલવું એ સિંગલ ગુનો છે એ રિલેટિવ બાબત છે ના બોલવું એ ડબલ ગુનો છે એ રિયલ બાબત છે એટલે આ રિલેટિવ અને રિયલનો ભેદ આમ છે આ દાદા ભગવાનનું સૂત્ર બહુ અદભુત છે અને આપણી પહેલી બે આજ્ઞામાં રાખે એવું છે આપણને તેજસ બધે જ ગરબડ થઈ જાય ચોગરદમ એટલે સૂત્ર એને કહેવાય કે પરિપૂર્ણ હોય એમાં શાસ્ત્રોનો બધો સાર સમય ગયો હોય શું કહો સાહેબ બધો શાસ્ત્રોનો સાર હોય એમાં આ જીવતા શરીર જોડે રહેવાનું આપણે શુદ્ધ આત્મભાવે તો જેવી તે બાબત છે અને જેવી તેવી કેમ ના હોઈ શકે જવ રીતે છે એટલે દાદા ભગવાને એમનું પચાયેલું બધું આપણને એવું સુંદર સહેલું કરી આલ્યું છે કે આસાન કરી દીધું છે પરંતુ એ આપણી આસાની આસાનીથી આપણે અનુભવી શકીએ અને એનો સ્વાદ માણી શકીએ એનો આનંદ માણી શકીએ આનંદ તો અંદર રહ્યા કરે છે બધા જાણે છે પરંતુ એના માટે આપણે પાંચ આજ્ઞાના આપણા જ પોતાના આપણા જ એક્વિઝિશન દ્વારા પૌદગલિક વિભાવિક પરિણામો ખાલી થતામાં એ પ્રોસેસમાંથી નીકળવા માટે એ મુક્તિ સ્વરૂપ આજ્ઞાઓ છે કારણ કે મુક્તિ પામ્યા છીએ આપણે અને આજ્ઞા મુક્ત પુરુષ સિવાય બીજું કોઈ આપી ના શકે કારણ કે આજ્ઞા એ બહુ જોખમદારી ને જવાબદારીની ચીજ છે સમજાવી શકાય આપવું બહુ જોખમ છે એ આપનાર બંધાઈ જાય છે અને આજ્ઞા પામનાર છૂટી જાય છે જોખમદારી અહીંયા રહેલી છે બે હરિવંશજી આપ શું કહો છો આજ્ઞા આપવાનું મન થાય જરૂર બધાને કારણ કે આ જીવનમાં આપણે એને ટેવાયેલા છીએ વ્યવહારમાં ટેવાઈ ગયેલા એટલે પછી નિશ્ચયમાં લઈ જઈએ છીએ એને જયંતભાઈ સાહેબ વ્યવહાર માટે નિશ્ચયમાં લઈ જઈએ આપણે આજે નિશ્ચયની મૂર્તિ સિવાય એ આજ્ઞા ના આપી શકાય શું કહ્યું નિશ્ચયની મૂર્તિ એને સોલ ઇન્કાર્નેટ કહ્યું નિશ્ચયની મૂર્તિને સોલ ઇન્કાર્નેટ સોલ તો સોલ જ છે પણ ઇન્કાર્નેશન શું છે તો કે ત્યાં પૌદ્ગલિકતા આવી બહુ સાહેબ બરોબર છે ટોકામાં તરત સમજાવીને છે કે સોલ અને બોડીનું રિલેશન પણ કેવી રીતે કે કેવળ સોળ સ્વરૂપે બોડીમાં જીવન સ્વરૂપે એ આખું સોલ સ્વરૂપ પ્રકાશમાન થઈ રહ્યું છે હવે એ કેવી રીતે દેખાય સોલનો પ્રકાશ દેખાય કેવી રીતે કોઈને સમજાય વર્તાય આપણને સ્વાદ આવે અને પરિચય થાય અનુભવ પણ થાય થાય જ આપણે વ્યવહારમાં એકબીજાના પરિચયમાં આવીએ છીએ અને બધી રીતે છીએ તો આપણને અનુભવ કેમ નથી થતો બધી જાતનો બધાને બધી રીતનો અનુભવ થાય અને એમાં તો આ ડબલ ઢોલકીમાં પડી જઈએ છીએ ડમરું વગાડ્યા કરીએ છીએ ડક ડક ડક ડક ડક ડક સજબલ વગાડો છો ને ડમરું તે ડમરાનો બહુ મતલબ છે બહુ સુંદર છે અર્થ એનો એનો અર્થ બહુ સુંદર છે તમારો અર્થ બહુ સરસ છે પણ તમારે કહેવો જ પડે ને એ ડમરું મનના લેવલે ચાલી રહેલું હોય છે એટલે શિવજી નો ડમરું પ્રખ્યાત છે હા લેવલે બધી બધી બાજુ વાગે એમ અને જેમને મન વશ છે એવા શિવજી શું કહ્યું જેમને મન વશ છે એવા શિવજી એટલે તો કોબરા મૂક્યો શું મૂક્યું કોબરા હા કોબરા મૂક્યો ગાલેન ગાલેન હા ઓકે કોઈ એનો ગાલેન પહેરાયો કોઈએ <laughs> બધા એ બહુ ફાઈ ગયું છે કે કઈ મરેલો પડ્યો એટલે એમ પહેરાવી દેવું આપણે મરેલો પડ્યો પહેરાવી દેવું પણ પેલાને ખબર ના પડે કાં તો ફૂલનો હાર પહેરાયો એને ખબર ના પડે કાં શું પહેરાઈ ગયું તો પછી ઋષિનો શ્રાપ આવે કે નહીં સાહેબ ઋષિનો શ્રાપ આવે ને એ બધું આ બધું મર્મ છે આ એની પાછળ આ કથામાં કોનો મર્મ મર્મ છે પેલા ઋષિને પહેરાઈ જાય છે ને એ બીજું કશું નથી વૃત્તિઓના રમખાણો છે બીજું કંઈ છે નહીં અને વૃત્તિઓના રમખાણોનો મરમાર્કા કથા કથાનકોમાં આપ્યો છે અને એ તો વિશ્વના બધા ધર્મોમાં હોય બધા ધર્મોમાં અને આપણે ત્યાં હિન્દુ સંસ્કૃતિમાં વેદાંત સંસ્કૃતિમાં અને જૈન સંસ્કૃતિમાં જૈન એટલે વિતરાક સંસ્કૃતિ પણ સાંપ્રદાયિક દ્રષ્ટિમાં જૈન સંસ્કૃતિ કહીએ આપણે એમાં ભેદ નથી કશો એમાં પણ આ કથાનકો આ જ રીતે છે પણ એ કથાનકો હિસ્ટોરિકલ ફેક્ટ્સ ઉપર રચાયેલા હોય શું કહ્યું પછી હિસ્ટોરિકલ ફેક્ટ્સને ફિક્શનમાં કન્વર્ટ કરવામાં આવે ત્યારે કથાનકોનો સાર ગુમાવી દે છે અને માણસોને એના મન પકડવામાં બહુ મુશ્કેલ થાય છે મુન્દ્રબેન સમજાયું કથાનકો ખોટા નથી હોતા પણ એનો મરમ અને એનો ગમ આપણા આવે તો બહુ સુંદર અને મૂળ વાતનો ગમ આવી ગયો તો બધી બધી ગમ પડી જાય તમને ધીરજભાઈ ગાંઠાની આવું શીખવાડે છે ગાંઠાણી સાહેબ બરોબર છે કે નહીં મૂળ વાતનો ગમ આવી ગયો એટલે એને પછી એને પરછાઈ રૂપ બધો ગમ આવી જાય આપણી પાસે પંચાયત રૂપિયા વ્યવહાર કર્યો બધો વ્યવહાર અને મૂળ આપણે પોતે આપણે કાયમના વ્યવહાર આપણી જોડેનો અને કાયમનો ખરો પણ હવે એને બાય બાય અને કેમ છો સાહેબ આ બહુ સારું બાજી નહીં પડવાનું મીનાબેન સમજ્યા ના સાચું પરફેક્ટ સમજ્યા હતા પરફેક્ટ પરફેક્ટ પેલી હેમાબેન સાક્ષી છે તમારી હા છે હેમાબેન સાક્ષી છો ને <laughs> આપણે જ આપણે પોતાના સાક્ષી થવું પડે હવે કોઈના સાક્ષી ક્યાં લાવીએ આપણી પાછા અને આપણે આપણે એને કોઈ એવું રહ્યું નહીં આપણે સમજાયું ને પણ એ સમજણથી છે બોલવાના વ્યક્તવ્યમાં નથી આખો લિબરેશન અને મોક્ષ માર્ગ એ સમજણનો માર્ગ છે એ શબ્દો પર નથી આવી શકતો પણ શબ્દ વગર પ્રાપ્ત પણ નથી થઈ શકતો શબ્દ વગર પ્રાપ્ત ના થાય એ કોઈ દિવસ ના થાય શું બોલો સાહેબ એમને બોલવાનું આપો બોલવાનું આપો બે બાજુ બે છે ને બહુ અદભુત વાત નીકળી શબ્દોથી પ્રાપ્ત નથી થઈ શકતો અને શબ્દો વગર સમજાય બી નથી શકાતું પ્રાપ્ત ના થાય પણ પ્રાપ્ત શબ્દો વગર પ્રાપ્ત ના થાય ના થાય પણ શબ્દ શબ્દમાં ભેદ છે એનો ફેર છે આકાશ જમીનનો ઉત્તર દક્ષિણનો પૂર્વ પશ્ચિમનો પ્રાપ્ત થયેલાના શબ્દો હોય ને તો સમજાય એ વાત છે એટલે મુક્ત શબ્દ આ વિશ્વમાં મુક્ત શબ્દ પામવો સહેલો નથી મુક્ત પુરુષ મળ્યા પછી પણ એના ઓછા સ્વરૂપે મુક્ત થયેલો શબ્દ સ્વરૂપે બધું ઘણું બધું હોઈ શકે છે તે એ રીતે કામ કરે જરૂર કરે પરંતુ મુક્ત અને મુક્તિ મુક્તિના કારણોમાં એટલું એનું ફળ પ્રદાન ના હોઈ શકે ફળ પ્રદાન શબ્દમાં ફળ પ્રદાન આપવાની શક્તિ નથી પણ એની પાસે બળ બહુ છે બળ બહુ છે શબ્દ પોતે મુક્તિનું કારણ નથી પણ શબ્દની પાછળનું બળ એ મુક્તિનું કારણ છે કયું બળ કે શબ્દથી મુક્તિ પામેલા એવા મુક્ત પુરુષનું બળ એટલે આ શબ્દની કિંમત છે અને આપણને આજ્ઞાધર્મથી આ જ આપ્યું છે આપણને આજ્ઞાધર્મથી આ જ આપ્યું છે અને આ સૂત્ર એ જ કે છે કે બોલવું એ સિંગલ ગુનો છે અને ના બોલવું એ ડબલ ગુનો છે એનો મરમાર્ક આ રીતે કે છે શાહ સાહેબ આમાં તો આખું વાણીનું વિજ્ઞાન એવું અદભુત સ્વરૂપે નીકળે બહુ સુંદર નીકળે શું બહુ સરસ પણ દાદાજી એના એક ને એક જે સિંગલ ગુનાને રિલેટિવ કીધો અને ડબલ ગુનાને રિયલ કીધો એ થોડું પ્રકાશ પાડો ને સિંગલ એટલે એ જ એમને પૂછ્યું છે કે બોલવું એ સિંગલ ગુનો છે રિલેટિવ બાબત છે કેવી રીતે તો આપણે આવે સમજીએ બોલવું એ સિંગલ ગુનો છે એ એ રીતે કે મુક્તિ પાના પછી પણ એ બોલમાં હજુ વિભાંત હજુ નીકળી નથી ગઈ ક્યાં સુધી એ ગુનો સિંગલ ગુનો છે એ સમજણપૂર્વક રહેવું જ પડશે કે વાણીના સંયોગો એ પર છે પરાધીન છે એ નહીં રહી શકે જ્યાં સુધી વૈભાવિકતા ખાલી નથી થઈ બધી અને અહીંયા આગળ બોલવું સિંગલ ગુનો છે એ મહાત્માઓ માટે અત્યંત સૂચક બાબત બની જાય છે અને બોલતી જ વખતે દાદાએ કહ્યું છે કે તમે ઉપયોગથી ગોઠવણી કરી અમે હતા ત્યાં તો પ્રત્યક્ષતાએ કરો તો તમને બહુ જ તત્ક્ષણ ફાયદો મળી જવું હતું અને નથી તો પણ તમને મળે કારણ કે મળ્યા છે એમને બધાને મળે અને નથી મળ્યા એમને જે દાદા ભગવાનનું સ્વરૂપ જે દેહ કરીને એમને સમજાયું હોય એ દેહ પણ એટલું જ કામ લાગે સમજાવ્યું હોય એને કંઈ બધાને સમજાય એવું લખિયાતું નથી હોતું જયંતભાઈ સમજાય છે કે નહીં હા દાદા ભગવાને એવો દાવો નથી કર્યો કર્યો છે સાહેબ ભાવ ભાવ આખી દુનિયાનો હોય વિશ્વના તમામ જીવો મોક્ષને પામો કલ્યાણને પામો પણ બન્યું નથી હજુ સમજાયું પછી એ તો આપણે સહેજે પણ આજના બુદ્ધિના જમાનામાં જ્યારે બુદ્ધિથી વિચારો તો સમજાય એવી વાત છે તો બધી સમજાય બહુ સમજવા જેવું છે એટલે અહીંયા આગળ ભાવ અને ભાવના એટલા માટે છેલ્લું છેલ્લી કલમ ઉત્કૃષ્ટ છે કે હે દાદા ભગવાન મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની કરવાનું શબ્દ મૂક્યો છે એટલું નિમિત્ત બનવાનું વસ્તુ જુદી છે કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો પરમ શક્તિ આપો પરમ શક્તિ આપો સમજાયું હવે એ કરવાનું કેવી વાત છે તો કે એમાં ભાવ પુરાય છે અને ભાવથી છે એ વાત આ ભાવના છે એ ભાવના એ કરીને પૂદગલ એ પૂતગલે કરીને એનું વિભાવીકરણ એટલું જ નીકળી સંપૂર્ણપણે નીકળી જાય ત્યારે એ પૂતગલ પછી આવી રીતે કામમાં લાગે પણ એ શરૂઆત થયા આગળ એ કેવી રીતે થાય એટલે શરૂઆત થઈ અને પૂરું થયું ત્યાં સુધીનો બધો પ્રોસેસ એ કલ્યાણની ભાવનાનો છે હા શરૂઆત વગર બિગિનિંગ વગર પરિણામ રિઝલ્ટ હોય નહીં કોઈ દિવસે સુંદરબેન સમજાય છે કોઈ પણ વાત ગમે તે બાબત હોય એ પૂતગલને લાગુ પડે છે કોને લાગુ પડે છે અને એટલા માટે બોલવું એ સિંગલ ગુનો છે એને લાગુ પડે છે સુરેશજી સમજાયું હા એટલે આપણે શબ્દથી મુક્ત થયા છીએ આપણે સુર સંયોગો બોલો સૂક્ષ્મ સંયોગો અને વાયુના સંયોગો પણ છેડ પરાધીન છે બોલી નાખ્યું એટલે આ વાક્ય કંઈ એમ ઉતરી ના ગયું આ તો બાંધેપરે આખું આપી દીધું શું છે એનું આખું અંતઃકરણ બાહ્યકરણ આવી ગયું કેટલું મોટું વિજ્ઞાન આવ્યું એની પાછળ તો સૂક્ષ્મ સંયોગ અને મન આખું એની પાછળ આવી ગયું એમાં પણ અંતઃકરણ ને મન એના મુખ્ય વાણીના સંયોગો અંતરવાચા જે સેવન એટ છે સેવન પોર્શન અંતર વાચાના અને એક પોર્શન બાહ્ય વાચાનો આઠ ભાગ કર્યા તો બાહ્ય વાચા આપણે આ કહ્યું તો આ એક ભાગને પહોંચી વળો પછી પેલા અંદરના આઠ સાત ભાગને પહોંચી વળવા માટે ના બોલવાના ડબલ ગુનામાં નહીં પડો પણ ધીમે ધીમે આવશે એટલે રિયલ તરફ જશો તમે એટલે કે તમે તમારો સિદ્ધાંત કંઈકે થોડો થોડો શરૂઆત થતા અંશો ખીલ્યા છે એ બહુ સારા રક્ષાશે એનું રક્ષણ થશે બહુ સુંદર થશે સિદ્ધાંતનું રક્ષણ શું કહ્યું સિદ્ધાંતનું રક્ષણ માણીથી જરૂર ના થઈ શકે પરંતુ જ્યાં એ શબ્દથી સિદ્ધાંતનું રક્ષણ થાય છે એવા શબ્દની જરૂર છે જ અને અહીંયા આગળ જ કહ્યું અહીંયા આગળ જ કહ્યું મહાભારતમાં આટલા બધા દ્રષ્ટાંતો આવી ગયા છે એટલે આપણા જીવનમાં દ્રષ્ટાંતો બન્યા જ કરે તો મહાભારત એટલે પાંચ વર્ષ પર થયું એવું કશું નહીં આપણા જીવનમાં બને પણ આપણા જીવનમાં અત્યારે આપણા ટૂંકા જીવનમાં આપણે આપણી દ્રષ્ટિથી જોયા કરીએ બાય રિલેટિવ પોઈન્ટ હું નામધારી છું તો બાય રિલેટિવ પણ સિંગ્યુલર નામ આજ્ઞા થઈ સિંગ્યુલર થઈ કે પ્લુરલ થઈ શાસ્ત્ર શું કહે છે સિંગ્યુલર થઈ બાય રિલેટિવ ઉપર નામધારી છું એટલે નામધારી જ છું બીજું કંઈ છે જ નહીં આવે પછી હું બાય રિલેટિવ નામધારી છું એટલે બધે બાય રિલેટિવ બધાના કનેક્ટિવિટીમાં છું સંબંધોથી છું તો એમાં એ સંબંધોનું કાર્ય આટલી બધી વિવિધતા લાગે મને બહારથી આવે અંદરથી થાય અને મને એમ જ લાગે કે બધી બહારથી જ આવે છે એ બધામાં બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ હું છું એ સિંગ્યુલરલી રહેવું કેટલું સહેલું છે કો સાહેબ જયંતિ કોને કેટલું સહેલું છે એમાં ઇન્ટરપ્રિટેશન આવે કો પહેલી આજ્ઞામાં કોઈ પણ પ્રકારે ઇન્ટરપ્રિટેશન આવે નહીં આવે એમાં બિલકુલ નહીં બિલકુલ નહીં આવે દાદાની વાણી કહે કે ગધેલો છું તો અમે ઇન્ટરપ્રિટેશન આવે ગનચક્કર કે તો આવે નહીં અને સારી બહુ સુંદર ભાષામાં કે બધા ખુશ કરે તો અને દાદાની વાણી શું છે સ્વતંત્ર એ પોતે પોતાની બોલાતી વાણી છે પોતે બોલતા વાણી છે ના એ દેશનામાની છે દેશનામાની હોય અને કોઈને નિમિત્તે કરીને નિમિત્ત સાથે થઈ હોય આપણે સમજાયું તો પણ એ સામાન્યતયા શું સર્વને લાગુ ના પડે એ કનુભાઈ સાથે થઈ હોય તો શું બીજા બધા લાગુ ન પડે કનુભાઈને વિશેષ ભાવે લાગવું પડે અને બીજા બધાને સામાન્ય ભાવે લાગવું પડે ખરું કે નહીં સરીબેન બોલો ને એ તો બોધ સ્વરૂપ થાય જ કેવી રીતે જ્ઞાનીને અનુભવ વાણી કેવી રીતે થઈ શકે આ વાત છે એટલે નિમિત્ત અને નૈમિત્તિક આવું શાસ્ત્રનું પ્રમાણ છે પણ એ સમજાવવું એટલું સહેલું નથી આ શરીરે કરીને નૈમિત્તિકપણે આપણે પોતે પોતાના પોતાના પૂજગલ સાથેના સંબંધ આપણા સંબંધમાં છીએ હિસાબથી અને ઇન્ટરકનેક્ટિવિટીથી એકબીજાના આંતરવ્યવહારથી બધા સાથે જોડાયેલા એવા બધાના વ્યવહારો સાથે વ્યવહારથી છીએ બંને રીતે છીએ વ્યવહારથી છીએ દાદાએ કહ્યું કે ફાઇલ નો સંભાળ નિકાલ કરો શું અને આપણે આપણે પોતાનો હિસાબથી આપણે આપણી જોડે જ રહેવાનું હોય તો ફાઇલનો એવું ફાઇલ શબ્દ આવશે તો ફાઇલમાં બધું ફાઇલો આવી ગઈ પાછી રેડ નંબરની ફાઇલ બહુ વસ્તુ છે આજ્ઞામાં તો શાસ્ત્રો લખાય તો ટોંકા પડે આજ્ઞા ધર્મમાં શાસ્ત્રો લખાય તો ટૂંકા પડે યોગેશાનંદજી ખરેખર દાદાએ તો પોતાનો નિચોડ આપી દીધો છે આખો અર્ક જ આપ્યો છે આપી દીધો છે હવે આપણું મહાત્માઓનું આપતો પુત્રો આપનું શાહ સાહેબ આપનું વડીલોનું આપણા રિસર્ચ સેન્ટરનું આ બધાનું એ કામ છે કે એને આખું વિસ્તારથી સામાન્ય મનુષ્યને સામાન્ય ભાષામાં અને આજની કાળની આજના સમયની ફાસ્ટ ચેન્જિંગ થતા બદલતા કાળમાં આપવાની જરૂર છે આપણે સ્લોકારમાંથી આવ્યા અત્યારે સ્લોકાર છે અત્યારે આપણે ના ચાલે આજના ફાસ્ટ જમાનાને ચાલતા છોકરાઓ અને મનુષ્યો અને એડલ્ટો બધા આપણને શીખવાડી એવા છે આપણે ગાને એમને જ્ઞાન કહેવા જઈશું તો તમને બે શું લાગે છે હે આપણા છોકરા આપણે શીખવાડે તમને બુખાર એ સમજવા જેવી વાત દાદા ભગવાન પ્રકાશ સ્વરૂપે શાહ સાહેબ અમને પણ આજે બહુ અંદરથી ખૂંચે તો ખરું જ કે આજે એ મૂર્તિમાન સ્વરૂપ આપણી સમક્ષ નથી શું કરીએ હવે આજે વસ્તુ અમને જો આવી રહું શું ચાલે શું કરવું પડું તો અને મહાભારતમાં આવી જ સમસ્યાઓ આવે છે બધી મહાભારતમાં આ જ સમસ્યાઓ આવે આપણે બધાએ આ બહુ સારી રીતે સમજી લેવું પડશે દાદા ભગવાને પતંગની દોરી આપણા હાથમાં આપી દીધી આ અને એ દોરી આટલા વર્ષોના વર્ષો સુધી પતંગ ચગી રહી છે અને એને કેવી રીતે ચગે છે આપણે <laughs> આ વાત છે એમાં બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ હું નામધારી છું એમાં એક પણ બીજું વ્યૂ પોઈન્ટ ઉપર ના થવું જોઈએ રિલેટિવનું શું શું સમજાય છે નિમેશાનંદજી આપને પોતાના માટે તેમજ પોતાથી બીજા કોઈના માટે પણ આપણે શું સમજાય છે એ તો ખરું જ બહાર જવાશે ને પણ છતાંય બહાર વ્યવહાર છોડતો નથી તો શું કરશો એટલે બે સાથે જ છે એટલે બહાર ફાઇલોનો સંભાળ નિકાલ કર્યો છે એટલે અમે આપણે કાલે વાત કરી ને મહારાજની અને આપણા સંયમની ને બધાની ખ્યાલ આવે ને મોક્ષ ચરમદેહમાં એટલે છેલ્લા માનવ દેહમાં આત્યંતિક મુક્તિ થવાનો દેહ જેને કહેવાય છે એ દેહમાં કેવલ પહેલા કેવળ પ્રગટ થવાને નૈમિતિક સંજોગને કારણે માટે એક અદભુત તપ કલ્યાણકનું નિમિત્ત અને નૈમિતિકતા ઉભી થતી ઉભે છે થાય છે જ હરેકને માટે હરેકને માટે પછી એમાંથી આખું કેવલી સંપદા અને તીર્થંકર ભગવંતો બંને પક્ષે આખા સંઘમાં સાધુ હોય સાધવી હોય આ વાત છે સમજાયું છેલ્લા દેહમાં પરંતુ એ પરિણામ સ્વરૂપ છે શું કહ્યું એ પ્રાપ્તિ સ્વરૂપ નથી પ્રાપ્તિ તો થઈ જાય છે અને પછી એનું પરિણામ આવે છે સર્વસંગ પરિત્યાગ એ બીજ સ્વરૂપ પ્રાપ્તિ થઈ અને એમાં પ્રવેશમાન થાય છે પરિણામ સ્વરૂપ પરિણમવા માટે એની વાત છે આ સર્વસંગ પરિત્યાગ તમામ સંગી કરવાથી તદ્દન અસંગ એવો હું શુદ્ધાત્મા છું અને મન વાણી કાયાનો સંયોગ સંયોગી સ્વભાવવાળો સંયોગ સ્વરૂપ આપણો પૌદ્ગલિક પડોશી તેમાં આ અસંગીત અસંગ તો બહુ અનુભવ છે અદભુત અનુભવ છે શ્રીમદજીએ બહુ સુંદર કહ્યું એક સમય માટે પણ એક સમય વાત કરી છે એમને તો જે આકારમાં શક્ય નથી એક સમય માટે પણ જે ત્રિકાર સ્વરૂપે ત્રિકાર એટલે આપણી વહેવાની ભાષામાં નહીં એ જ્ઞાનીઓની ને વિતરાગ ભગવંતોની ભાષામાં છે કે જે વર્તમાનતામાં ત્રિકારતા ત્રિકારતા આવી જાય છે શું કહ્યું બધું સ્વીકારતા આવી જાય છે અને વર્તમાન પણ એ કાયમનું છે તે સિવાય સ્વીકારતા આગળ પાછળની આવે છે એ બદલતી જતી હા ઉત્પાત અને વ્યય ઉત્પાત અને વ્યય ઉત્પાત અને વ્યય અને વર્તમાનતા કાયમી રહ્યા જ કરે અને એટલા માટે ભગવાન આ ખાસ સિદ્ધાંત સ્વરૂપે ને સૂત્ર સ્વરૂપે બધાને પાયાની વાત વારંવાર કયા કરતા એટલે મૂળનું સિંગલ કોલેજ રિલેટિવ બાબત છે આ રીતે કે આપણે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટનું નામ ધારીશું એમાં આપણું વ્યૂ પોઈન્ટ કોઈ પણ પ્રકારે અભિપ્રાય સ્વરૂપે ક્યારેય પણ પોતામાં પોતાની અંદર ઉભું ના થવું જોઈએ અને એને કારણે બહારે બહાર બહાર રહેવામાં ના જવું જોઈએ ક્યારે પણ નહીં અંદર ઉભું થાય તો જ બહાર જશે એટલું અંદર જોયા કરશો પણ બહાર વ્યવહાર આવશે જ પાછા એટલે બધે આ તો બે રીતે છે કહું જ ના જોઈએ એટલે શૂટ ઓન સાઈડ અહીંયા વાત કરી શૂટ ઓન સાઈડ અહીંયા વાત કરી સુરજજી એટલે વાણી એ ફલક્રમ જેવું છે આ નો કર્મ નો કર્મ અને ભાવાભાવ સ્વરૂપ દ્રવ્ય કર્મ ભાવાભાવ સ્વરૂપ એટલે કે વિભાવિકતા હજુ ડિસ્ચાર્જ થઈ રહેલી છે એવું ભાવાભાવ સ્વરૂપ એ ડિસ્ચાર્જ થતા થતા ભાવાભાવ સ્વરૂપ એના પરિણામો ઉભા થયા વગર રહે નહીં જે અસર અસરકારક હોય પાછા શું કહ્યું બંધનકારક ના હોય એમાં બાંધવાની શક્તિ નથી શું કહો છો ધીરુભાઈ સાહેબ ભાવાભાવમાં નથી ભાવમાં છે ભાવ બહુ બસવું છે ભાવનું હોવા ભાવનું હોવા પડું એને ભાવ કર્મ કહ્યું અને વિતરાગ ભગવંતોની કર્મ થિયરી એને કહી વિતરાગ ભગવંતોની કર્મ થિયરી એને કહી સિદ્ધાંત કર્મનો શાહ સાહેબ પરંતુ શાસ્ત્ર પ્રમાણથી એ વ્યવહારમાં શરીર છે એટલે શરીરને સાથે હોવાપણાને કારણે એ ક્રિયાત્મક ભાવે કરીને જ બધું સમજાયો છે આખો સિદ્ધાંત ક્રિયાયોગથી દાદાજી ભાવ કર્મ જે છે એ કારણ શરીરનું કારણ બને છે હા એ ભાવ કર્મ એટલે અંદર કારણો સર્જાય અને કારણ દે એ કારણ દે કારણ દે એટલે વિતરાગ પુરુષોનો ભાવ કર્મ વિતરાક પુરુષોમાં ભાવ ના હોય એટલે વિતરાક પુરુષમાં કર્મ મુક્ત બધા કર્મોથી મુક્તિ હોય એટલે આપણા મહાત્માઓ બધા બધા કર્મોથી મુક્ત પામ્યા છે બધા જ કર્મોથી ભાવ દ્રવ્ય કર્મ અને નો કર્મ હવે ભાવ કહ્યું એમાં મૂળ ભાવ કર્મ આવી ગયું એ આપણું કરતા ભાવનું ભાવ કર્મ આવ્યું ખરી રીતે એમાં એમ કહેવામાં નથી આવતું કે દ્રવ્ય ભાવા ભાવ પણ દ્રવ્ય કર્મ કહ્યું એમાં ભાવ આવી જાય છે પણ ફૂલ બાળવો જરૂરી છે રાખ એમાં વિશેષતા કહેવાની જરૂર નથી હોતી દૈવકમ બહુ વિશાળ છે આમ તો આઠ જ પ્રકારે છે મુખ્ય છતાં પણ એની ઉપજાતિ બહુ મોટી છે એટલે આ બહુ બોલવું એ સિંગલ ગુણ છે બહુ ગંભીર દાદાનું સૂત્ર મહાત્માઓ માટે છે અને એટલા માટે જ ના બોલવું એ ડબલ ગુનો છે એટલું જ મહત્વનું એ બીજું એનું બીજું અંગ છે બીજું અંગ છે એટલે કે આપણા શુદ્ધાત્માના પક્ષનું અંગ છે પ્રજ્ઞા પક્ષે કરી પ્રજ્ઞાથી સમજ્યું રિલેટ એ રિયલ છે એટલે કે આપણે અંતરથી આપણો સિદ્ધાંત સચવાય તેવી રીતે જ્યાં સિદ્ધાંત આપણે આપણા માટે હળાતો હોય ત્યારે આપણે એવા પણ બોલવા પડે હોવું ઘટે કે એમાં ઉદાસીન ભાવ હોય અને આપણો સિદ્ધાંત સચવાય અને આપણે વાણીએ વક્તવ્ય કરીને નિમિત્ત બનાવવામાં આવે ત્યારે તેના ગરા કરી વાત છે હવે સમજાયું કે નહીં પરંતુ કે મેળામાં સિદ્ધતા આવ્યા છીએ આપણે કે ના બોલવામાં નવગુણ એટલે પછી શું કરીએ એ વ્યવહારનો પડઘા બધા એટલે બોલે આગળ બોર ના વેચાય પાછા બે બાજુનું વ્યવહાર કયો એટલે વ્યવહારમાં આમ જ રહેવાય કે છે અને આજના કળિયુગમાં ખાસ આમ જ રહેવાય કે છે આજે તો આમ જ રહેવાય તો રહેવાય કેવી રીતે જીવાય કેમનું સમજાય બહુ ગંભીર સૂત્ર સૂત્ર છે બહુ સરસ છે નાનું પણ બહુ મજાનું છે એટલે ગુરુ એ સિંગલ ગુરુ છે એ આપણને વ્યવહાર દ્રષ્ટિથી વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞામાં રાખવા માટે બે બહુ અનુપમ છે અને ના બોલવો સિંગલ ડબલ ગુનો છે એ આપણને નિશ્ચય દ્રષ્ટિથી રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા દ્રષ્ટિમાં શુદ્ધાત્મા પદમાં રાખવા માટે એ સૂત્ર સમજવાને અંગે કે જેથી આપણો આ બે આજ્ઞા ધર્મનો ધર્મ ધજા સ્વરૂપ જે સુદર્શન ચક્ર સ્વરૂપે બહુ કામ કરી રહ્યો છે તે આપણી આગળ ને આગળ ચાલ્યા કરે અને આપણે એનાથી દોરાઈએ એવું બને બહુ સુંદર રીતે એના માટે એટલું જ અગત્યનું છે આ બીજું બીજું અંગ એટલે આખું સૂત્ર કે બોલવું એ સિંગલ ગુનો છે અને ના બોલવું એ ડબલ ગુનો છે ચાલશે સાહેબ અરે પદને અમે થોડો ન્યાય આપી દઉં સાહેબ લો કવિરાજ એનાઉન્સ કરી લે પછી બોલો જય Sachchidanand Sangh youth USA JSS youth યુએસએનું આપણું જે છે એમના તરફથી આ એક અદભુત ઈમેલ આવેલો છે અને હું એમના સારભૂત વાત અહીંયા જાહેર કરું છું જેએસએસ યુથ યુએસએ તરફથી ત્રણ વસ્તુ રાખવામાં આવી છે એક ઇન્ટરનેશનલ કીર્તન ભક્તિ એ લોકો ઇન્ટરનેશનલ છે એટલે હવે આપણે લોકલ અને નેશનલમાંથી ઇન્ટરનેશનલ કીર્તન ભક્તિ છે અને તે અઠ્યાવીસ માર્ચ બે હજાર દસ એટલે મહાવીર જયંતિના દિવસે એમણે ત્યાં ગોઠવી છે અને એમણે આપણને બધાને વિનંતી કરી છે કે આપણા બધા જ સેન્ટર ઉપર એક કલાકની કીર્તન ભક્તિ એટલે આપણે ત્યાં ઓગણત્રીસમીની સવાર થાય આ નિમિત્તે કરવામાં આવે અને સાથે સાથે આપણે ભાવ પ્રાર્થના કરીએ કે કનુદાદાજી જે આપણી સમક્ષ પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ તરીકે છે તો એમનું દેહ મંદિર દીર્ઘાયુષ્ય અને સ્વાસ્થ્યને એ રીતે પામે કે જેથી આપણું અને જગતના કલ્યાણ માટે કામ લાગે તો કે છે કે અમે અઠ્યાવીસ માર્ચ બે હજાર દસની જે ઇન્ટરનેશનલ કીર્તન ભક્તિ રાખી છે તો આ રીતે ખરેખર ઇન્ટરનેશનલ થાય અને બધા સેન્ટર પર એક કલાકની કીર્તન ભક્તિ ગોઠવી અને આ હૃદયના ભાવ સાથે અને શાસન દેવદેવીઓને આપણે પ્રાર્થના કરીએ કે પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ આ રીતે ખૂબ લાંબો સમય સુધી આખા વિશ્વની વચ્ચે આપણી સાથે રહે આ એમનું પહેલું એનાઉન્સમેન્ટ છે આ એનાઉન્સમેન્ટ બહુ સુંદર છે આમાં દાદા ભગવાનના અસીમ જે જે કારોના આંદોલનો અને વાઇબ્રેશન્સ જે પ્રસરે છે અને એનાથી જે આવા નેગેટિવ તત્વવાળા વિશેષતાએ કરીને એવા નેગેટિવ આજના બધા સામાજિક જીવનમાં બધે વિશ્વમાં ને બધે આપણે ભારતમાં પણ આટલું બહુ સુંદર કામ કરી દે એટ ધ ટાઈમ આટલા બધા વાઇબ્રેશન્સ ને એને બધા થાય તો ઘણું સારું કામ કરે એટલે આ ભાવના બહુ સારી છે અમે કહ્યું ઓગણત્રીસમીની સવાર આપણે અહીંયા ભારતમાં ઓગણત્રીસ સવાર થાય અને ત્યાં અઠ્યાવીસમી રાત્રિ માર્ચ અઠ્યાવીસ માર્ચ રાત્રિ ચાલુ કરશે આપણે અઠ્યાવીસમી સવારથી ચાલુ ઓગણત્રીસમી ઓગણત્રીસમી સવારથી એક કલાકની એક કલાક માટે પાછી હા એક કલાક માટે જ ફક્ત બહુ સુંદર આંદોલન સજાય કોચ સા ડાયરેક્ટ ડાયરેક્ટ સેન્ટર પર એનો ટાઇમિંગ કો તમને સવારે 26 થી 7 વાગે આપણે કે 29 થી સવારે તને ટાઇમિંગ એનો ટાઇમિંગ મેચ કરી કો બ다가 કેન્દ્ર પર 26 થી 7 વાગે કો બ다가 સેન્ટર ફીક સવારે 26 29મી તારીખે સવારે 6 થી 7 બ다가 કેન્દ્રોમાં બ다가 સંપર્જો આંતર ઓર્ગેનાઇઝ કરે ઓગણત્રીસ ઓગણત્રીસમી માર્ચ ઓગણત્રીસ માર્ચ માર્ચમાં હા માર્ચ માર્ચ ઓગણત્રીસ માર્ચ માર્ચ હા કયું દાદી માર્ચમાં હજુ બહુ વાર છે મહાવીરજી મહાવીરજી હા જોઈ લઈશું પછી એમનું બીજું એનાઉન્સમેન્ટ છે દાદા દર્શન આર્ટ કોન્ટેસ્ટ એટલે એમાં એમણે એવું કહ્યું છે કે ઓલ ઓવર ધ વર્લ્ડના આપણા જે મહાત્માઓના ચૌદ વર્ષથી નાના પુત્ર પુત્રીઓ તો દાદાજી વિશે એટલે અંબાલાલ મુરજીભાઈ પટેલ દાદા ભગવાન કનો દાદાજી અને સિમંદર સ્વામી એ ત્રણેય વિશે એમને જે આર્ટ કે પેઇન્ટિંગ કે જે કંઈ કરવું હોય એ કરી અને એના વિશે બે પેજમાં પોતે એના વિશે શું વિચાર્યું છે કઈ દ્રષ્ટિથી ને કયા એનાથી આ કર્યું છે એનો લેખ લખી અને પચીસમી જૂન સુધીમાં જુદા જુદા કોઓર્ડિનેટિંગ સેન્ટર ધારો કે અહીંયા હોય તો દીપક આનંદજી છે કે ત્યાં મોકલે તો જે યુથ શિબિર ત્યાં થશે ગુરુ પૂર્ણિમા ઉપર તે વખતે આને બધા ભેગા પણ કરશે એનું ઇનામ પણ આપશે પણ કે આનો હેતુ ખાસ ઇનામ કે સ્પર્ધાત્મક નથી પરંતુ બધા મહાત્માઓના જે યુથ છે ચૌદથી નીચેના એની ક્રિએટિવિટીને પોતે જે દાદા વિશે જુદી જુદી રીતે વિચારે છે ભાવાત્મક અભિવ્યક્તિ આખી બહાર આવે એટલા માટે એમણે એક દાદા દર્શન આર્ટ કોન્ટેસ્ટ કર્યું છે અને આપણા બધાને ઓલ ઓવર ધ વર્લ્ડ એમણે વિનંતી કરી છે કે ખૂબ વિશાળ સંખ્યામાં આ રીતે આર્ટ્સ ને પેઇન્ટિંગ્સ મોકલે અને ત્રીજું હાઈસ્કૂલ ને બધા બહુ સારું હા અને આમાં તો આધ્યાત્મિક વિચારધારા બહુ સારી પ્રગટ થાય સારું છે સ્કૂલમાં કરી શકાય સ્કૂલમાં મોટાભાગના સેન્ટર પર તો મહાવીર જયંતિનો પ્રસંગ આપણે ઉજવાશે એટલે એની સાથે સાથે આ કીર્તન પ્રગતિ થઈ જશે અને ત્રીજી એમની જાહેરાત છે જય સચિદાન સંઘની પરમ પૂજ્ય કનુ દાદાજી એસે કોન્ટેસ્ટ કનુ દાદાજી એસે કોન્ટેસ્ટ નામ આપ્યું છે એમણે અને એ ચુમ્માલીસ વર્ષથી નીચેના આપણા બધા જ માટે છે અને આપણે મોટા હોઈએ તો આપણે તો જ્ઞાન પછીની ઉંમર ગણીએ તો ચુમ્માલીસથી નાના જ છીએ બધા એટલે બધાથી ભાગ લઈ શકાય એટલે જય Sachchidanand Sangh youth ages forty four and under ચુમ્માલીસથી નાના માટે એના બે થી ત્રણ પાનામાં બને તો ટાઈપ કરેલો એસે એના વિષય આપ્યા છે એમણે વિષય એ પહેલો વિષય છે ડિસ્ક્રાઇબ પરમ પૂજ્ય Kanu Dadaji and what do you know about him Kanu Dadaji વિશે આપ જે કહી એટલે રિલેટિવ રિયલ બધું આવી જાય છે પછી સેકન્ડ ટોપિક છે હાઉ હેવ યુ ઓબ્ઝર્વ પરમ પૂજ્ય કનુ દાદાજી બધું બધું બધું બધું આવી જાય દાદાજી જે રીતે ઓળખે એ રીતે લખવું જોઈએ આવી જાય <laughs> ગભરાવું નહીં કશું હા બીજું ટોપિક છે હાઉ હેવ યુ ઓબ્ઝર્વ પરમ પૂજ્ય શ્રી દાદાજી ત્રીજું ટોપિક એટલે કેવી રીતે તમે દાદાજીને નિરખ્યા છે ઓબ્ઝર્વ કર્યા છે ત્રીજું how does one qualify for પરમ પૂજ્ય શ્રી દાદાજીઝ ગ્રેસ આપણે કોઈ પણ વ્યક્તિ દાદાજીની કૃપાને કેવી રીતે પાત્ર થઈ શકે એના વિશે બે ત્રણ પેજમાં ચોથું છે ડિસ્ક્રાઇબ યોર એક્સપિરિયન્સ વિથ પરમ પૂજ્ય શ્રી કનુ દાદાજી તમારા અનુભવો પાંચમું છે how do you understand and experience પરમ પૂજ્ય કનુ દાદાજી ડિવાઇન ગોડલી લવ જ્ઞાની પુરુષનો કનુ દાદાજીનો કે દાદાજીનો શુદ્ધ પ્રેમ તમે કેવી રીતે અનુભવ્યો છે કેવી રીતે તમે એને સમજો છો એ પાંચમો ટોપિક છે અને છઠ્ઠો ટોપિક છે how does Dadaji feel about you inside and how have you bonded with પરમ પૂજ્ય દાદાજી દાદાજીએ કીધું કે મૂર્તિ પણ અંદર દાદાજી બેઠા છે એ દાદાજીની હાજરીમાં તમે કેવા લાગો છો એવું પૂછે છે એવું મને સમજાય છે એટલે ફાઇલ એકનો ફોટો કેવો પડે એવું કંઈક કહેવા માંગે છે તો કે છે કે અને તમે દાદાજી જોડે કેવી રીતે અભેદ પ્રેમના તાંતડે બંધાયા છો તો કે આ છ વિષયને અનુલક્ષીને દરેક જણ એક એસે મોકલી શકે છે અને એ પણ ત્યાં એમ કે વાંચવામાં આવશે અને એમણે તો એવું લખ્યું છે કે એસે મોકલનારાને કનુ દાદાજીના પર્સનલ બ્લેસિંગ્સ ત્યાં યુથ શિબિરમાં અપાવીશું એટલે અહીંના હશે તો અહીં ડાયરેક્ટ મળી જશે ત્યાં અને ત્યાં મળશે તો આવી રીતે એમણે એક ત્રણ અદભુત વસ્તુઓ મોકલી છે અને ખરેખર ખૂબ આશીર્વાદ દાદાજીના આશીર્વાદ માટે એમને વિનંતી કરી છે જય જરૂર જરૂર જરૂર એટલે દાદાજી સૂચનો બહુ સારા છે વિધાયક છે અને આપણા આજ્ઞાધર્મએ બહુ પ્રગતિ કરવાના બધી પોતાને પર્સનલી વ્યક્તિગત રીતે બધા બહુ પ્રગતિ કરાવે અને આપણામાં મહાત્માઓમાં એકબીજામાં રસપરસતામાં બહુ સારો વિકાસ કરાવે કે આપણે બધા એક છીએ એવું ભાવના બધી બહુ સુંદર રહે એમાં બહુ સારું સાહેબ એક ચલાવો ધમધમાઈને છે આપતા પુત્રો સાહેબ વસંતભાઈ અને બધા આપણા સંતપતિઓ અને મહાત્માઓ કે જે સંયમધામ પ્રસ્થાન થયું છે આપણે આપતો એ તારીખ હશે આપણી પાસે નહીં કઈ તારીખ છે તો હવે એ સેકન્ડ નો ઉત્સવ ઉજવો આપણે સાહેબ હવે અને બધા રાખો આ કાળમાં બહુ જરૂર છે પણ આપતો પુત્રો આપણને સંમતિની રજા આપે તો નહીં તો નહીં કારણ કે માલિકોએ એ લઈ લો એનો વાંધો નથી ના પણ પ્રસંગ કહેતા પિક્ચર આપણા આપણા મોટા સેન્ટરોમાં એમ છે હા અખાત્રીજ તો આપણે અખાત્રીજ રાખો જાઓ ક્યારેક દુઃખી થયેલું હતું ત્યારે એ મોટો એ એટલે તો પછી એક કામ કરીએ આપણે તમારે દાદા ભગવાને કહ્યું છે અગિયારસ રાખવાની તે દિવસે અખાત્રીસ કોમન છે ને તારીખ પ્રમાણે બધા આપતા પુત્રો અગિયારસ નો બેસી જાય આગલી સાંજથી બરાબર સરસ દાદા એ દિવસ છે તમારા એટલે દાદા જે ઉજવણી છે કે પછી અમારે તમને પાલનું કરાવવા માટે અખાત્રીજ કહી ને પાળું કરાવવું પડે ને અમારે ત્રણ કલાક પૂરા થાય પછી છત્રી કલાકે તમારે એવું કરી શકાય અમદાવાદ ઉજવાય છે તેની સાથે સાથે જ આ લઈ લઈએ એટલે એક જ પ્રસંગ નહીં આગલે દિવસે આપણે ચોળિયા કરતી વખત તમારે બધું પતી જાય પછી બંધ પુરણ બંધ આખું પુરણ બિલકુલ બંધ તમારું કશું નહીં હા દાદા કહું તે રીતે અગિયારસ કરી મંજૂર હોય તો બધાને હે અગિયારસ કરીને ઉજવણી હા ભાડું કેવી રીતે કરાવી આવે બરાબર તમને તમને ભૂખ ના લાગે કેટલું દાદાજી ખરું કે આપણે કુળદીપકની પુણ્યતિથિ એવી છે ઉજવવી એવું જરૂર નથી એ તો એ કોમન જ આ બધા પ્રસંગો એક સાથે જ આવે છે જરૂર નથી કહો પણ અમને બધાને જરૂર છે ખરું ને સાથે એમ કે છે કે કુળદીપક ની પુણ્યતિથિ તરીકે નહીં શું કહ્યું એમ કે છે કે હવે કુળદીપક ની પુણ્યતિથિ તરીકે ના ઉજવીએ પણ આ પ્રસ્થાન તરીકે એક જ પ્રસ્થાન તરીકે ઉજવીએ એમનું વાત સાચી છે વાત સાચી છે એને આપણે એ આપણે આવી જ ગયા છે ને આપણી જોડે ક્યાં નથી અહીંયા જ છે અખાત્રીસ એ બરાબર છે અખાત્રીસ એ અખાત્રીસ સ્ટાન્ડર્ડ થઈ ગયા બરાબર નવીનાનંદજી એક સ્ટાન્ડર્ડ થઈ જાય બીજું કશું નહીં અને બહુ સુંદર પવિત્ર દિવસ છે બહુ પવિત્ર દિવસ એટલે આગલા દિવસ તમે ચોવીસથી બધું બંધ કરી અને અખાત્રીજ આખી પૂરી થાય ત્યાર પછી પાળું થશે કારણ કે તમે પછી આવશો બધા હા તમે ત્યારે એમને ભરાયશું એમને ભરાવાય બધા આટલું બધું ભેગા થઈને એટલે બધા ભેગા થાય તે વખતે એમ કહેવાનો મતલબ હા બરાબર કહેવાનો મતલબ આ છે આપણે અઢાર ને નહીં ઓગણીસ ગુરુ પેલા સહાની બોલાવી લે ના આ લોકો તૈયાર છે તો એ લોકોને પણ અખાત્રી જ ઇન્સ્ટોલ એમને આવી કેમ કરી એમાં કેમ નહીં બીજું પાછું આવી જ ક્યાં કરી કેમ નહીં એમાં સવાલ જ ક્યાં થાય છે એ તો આપણે જોવાનું સમજે તમે પાછું કાન બંધ નહીં રાખવાના બધાએ બંધ રાખ્યો છે આખો ને આપ્યું બોલાવો પદ એક હતું આમાં ભેગો છે એ તો વાંચીશું ફક્ત ચાલો તો બબલા ગાસી તુમે મહાનીરા સોગ થાશે દાદા બ્રહ્મની ભગશે એના અવતાર બંધન જગને ભગશે चौसठ घड़िए आठ प्रहर में चौसठ घड़िए सत्संग तमनी बात सत्संग तमनी बात आठ चौसठ घड़िए आठ चौसठ घड़िए सत्संग तननी वाटड़िए सत्संग तननी वाटड़िए એટલે એક ને થ્રી સિક્સટી ફાઈવ પાછું કઈ નાખ્યું અહોર વીસ સત્સંગ તનની વાટડીએ એટલે પત્ની પીવની રાહ માટે જોતી જોતી બેઠી હોય એમાં બહુ સુંદર દાખલો આપ્યો છે શ્રીમદજીએ આનંદ સ્તવનમાં ખબર છે ને સાહેબ આનંદ સ્તવનમાં એક સ્તવનમાં બહુ સુંદર છે બહુ લાંબો છે તો પતિ અને પત્નીનો સંબંધ કેવી રીતે રાજુ આપણું પદ છે ને એવું આપણો અને વિતરાગતા સ્વરૂપ પરમાત્મા પ્રકાશ સ્વરૂપ દાદા ભગવાન દાદા ભગવાન એટલે પૌદગલિક નહીં દાદા ભગવાન એટલે વિતરાગ સ્વરૂપ વિતરાગ સ્વરૂપ એ આપણો સંબંધ અને એ આપણા બધા વસેલા છે પાછા એટલે આપણે શરીરથી આપણે છીએ એવી રીતે એની જોડે આપણી પ્રીતિ એટલે પત્નીની પતિ માટેની જે પ્રીતિ હોય છે એટલે રૂચિ રૂચિ સતત વહન વહન થયા કરે છે એવું છે સત્સંગ એટલે આપણે સત્સંગમાં દાદાએ કહ્યું કે ભાવ કરી રાખો સત્સંગ જ્યાં હોય ને જેવો હોય જે પ્રકાર જેવા આપણે ખબર પડે કે અહીંયા આટલા આજે થઈ થઈ રહેલો છે એટલે આપણે સત્સંગમાં જવું જ બહેનો હોય તો બહેનોમાં ભાઈઓ ભાઈઓમાં સમગ્ર ભેગો હોય તો ભેગો પણ નક્કી રાખવું જ નક્કીમાં કાચું ના પડે એમ કહેવા માંગે છે તમારું એના માટે નક્કી પલમ કાચું ના પડે પછી બનવું તે વૈજ્ઞાનિક સંજોગો છે બધા અને નક્કી કર્યું એટલે તમે ત્યાં હોય જ એ રીતે તનની વાટડીએ સમજ્યું પછી તન તો વ્યવસ્થિત આધીન છે પણ આપણે એમ ના કહીએ કે તન તો વ્યવસ્થિત ના જોયું એવું બોલાય નહીં તમારાથી તો નક્કી પણ એ બહુ સતત રહ્યા જ કરવું પડે સાતત્યપણે એમાં બહુ અદભુત અર્થ છે ચાલો જો પ્રહર મે સાત ઘડીએ સત્સંગ સનમી जाना दिया माफुर से आत्मन ज्ञान भी मन में पाखरिए ज्ञान બ્રહ્મા મોક્ષ ગણાશે તેનું શુદ્ધાત્મ અનુભવ થશે બ્રહ્મા મોક્ષ ગણાશે શુદ્ધાત્મ અનુભવ થશે दान बिनला दासे तुमो महानी जरा गासे बजना हा दास tâm ni bậc sư là đầu tôi bấm bờ mặt hạ phu tâm nhân ni tâm sư là đầu tôi bấm Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn محمود ربه بطاعته ماذا مولانا صبر کرتا سنت नहीं करता करता कृपा में हो पर्वत ठाकू पर्वत ठाकू शंभु भोजन गण मंद બદલો છો જ્ઞાની ગણાજો દાદાન ગુણ લાગા તો પહામી رفته يبعثون لهم لا Oh, they do. છે પછી લઈ આ બીજું બાકી છે લઈ લઉં પેલું અમને પ્રોટીન છે ને અગિયારમું થઈ ગયું આપણે આ બોલવાની બાબતમાં દાદાનું સૂત્ર છે તે હવે ચૌદમું લઈએ એ જ બાબતમાં આગળ વિશેષ આપણને પૂર્ણ સમજણ પડે એના માટે કે દ્રૌપદીનો દાખલો અને આ સિદ્ધાંત જે અમે દ્રૌપદી વસ્ત્રહરણ વખતે ના બોલવું ડબલ ગુનાની વાત થઈ હતી ડાકોરમાં એમને ડાકોર ગયા હતા આપણે બધા ત્યાંની વાત છે આ ડાકોર જે બધા આવ્યા છે ત્યારે ત્યારે એ પૂછે છે સરોજભાઈ કે દુર્યોધનને દ્રૌપદી આંધળાના છોકરો આંધળો કહે છે ત્યારનો પ્રસંગ બોલવો સિંગલ કુરો કહેવાય સો ટકા કહેવાય દ્રૌપદી આટલી સંસ્કારી હતી કૃષ્ણ ભગવાનની બહુ પ્રિય હતી બહુ જ પ્રિય હતી ખરું સાહેબ કૃષ્ણ કૃષ્ણ તરીકે એને અહીંયા કંઈક વૃત્તિના સંચાલનો જે હોય અને જ્યારે અને નેગેટિવિટીમાં સહાય સ્વરૂપે કૃષ્ણ ભગવાનનું તાર જોડાય ત્યારે દ્વારકામાં કૃષ્ણ ભગવાનને એની અસર પડતી અને ખ્યાલ આવી જતો અહીંયા આગળ મારી જરૂર છે બોલો આજે telepathy clairvoyance precognition આ બધું કહીએ છીએ આપણે સમજાવ્યું ને એમાં ટેલિપથી અને ક્લેર ક્લેરવોયન્સ બાબતમાં આજનું વિજ્ઞાન પણ બહુ આજે અંદર ગયું છે આજના ધર્મમાં પણ અમુક પ્રમાણથી બધા ગયા છે આપણા ભારતમાં તો આ કુંડલીની બધામાં પુષ્કર રીતે છે કે જાય છે બધા યોગમાં યોગ ક્રિયાઓમાં અને ખાસ કરીને ચિત્ત માર્ગમાં મન માર્ગમાં અને યોગ માર્ગમાં બધી ક્રિયાઓમાં જાય છે એ બધામાં આપણે જોઈએ તો આ એક જ વાત રહેલી હોય છે કે આપણે આ શરીરમાં રહીને અને બીજાઓ સાથે કેવી રીતે કોઈ પણ જગ્યાએ જયા વગર દૂર હોય તો પણ એમની જોડે વ્યવહાર કરી શકીએ બધા જ ક્ષેત્રોમાં વૈદકમાં હોય તો વૈદકમાં પણ એવી સાધના કરનારાઓ આજે જાપાનમાં બેઠો હોય ને ઇન્ડિયામાં કે તમે આ સમયે આટલું કરજો હું કહીશ ને તમારો રોગ સારો થશે છે સાહેબ બધા છે બોલો ઇવન વેસ્ટર્ન કન્ટ્રીઝમાં પણ છે પણ આવા બહુ જવલ્લે દાખલા હોય રેર હોય છે આ એમને પૌદગલિક રચનામાં આવું એક વ્યવસ્થિતપણું એવું સુંદર હોય છે એને કારણે આ થાય છે બીજું કશું નથી બનતું એમાં એમની સત્તા જેવું છે જ નહીં એટલે અહીં આગળ દ્રૌપદીનું આટલું ઊંચું સંસ્કરણ અને બધું જ હોવા છતાં પણ આ નીકળી જાય છે સહેજ સહેજ નીકળી જાય છે કારણ કે એને લાગે છે તો આ અમારું ઇન્દ્રપ્રસ્થ કેટલું સુંદર રચાયું છે એની અદભુત રચનાઓ ભલ ભલાને બ્રહ્મ નાખી દેવી છે અને આ બધું વર્ણન દુર્યોધન પાસે જાય છે ને ત્યાં જાય છે હસ્તિનાપુર ત્યારે બધાને સમજાય ચાલો આપણે ઇન્દ્રપ્રસ્થ જઈએ આપણા ભાઈઓ છે ને તો જોવા આવે છે ત્યારે આ દ્રષ્ટાંત બને છે શું જ્યારે પહેલું હોય છે ને ત્યારે આવું પડી જાય છે ખરું કે બીજી બે દ્રષ્ટાંત છે એક સાચું છે ને કે આવું ખોટું અપરાધથી આભાસ ઉભું કરે એવું છે કે આભાસ પૂરા કરવામાં અક્ષર બને છે અને સાચામાં પડી જાય એ થાય છે ત્યારે પણ હસવાનું બને છે તે કોઈ બોલાય નહીં પણ હસવાનું બને છે તો જુઓ શરીરે કરીને કોઈ પણ ક્રિયા કેટલી ભયાનક પરિણામો લાવી શકે છે જોવા જેવું છે આપણે વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ બધા વ્યવહારમાં જોઈએ છે બધું અને આજે આખા વિશ્વમાં આપણે બધે જ જોઈએ અહીંયા પણ સુખ ગમે ત્યાં જોઈએ આપણા બધા જાહેર જીવનમાં આ સામાજિક રાજકીય ધર્મના બધા પ્રકારોમાં જોઈએ તો શું જોઈએ આપણે ખ્યાલ આવે જ છે આમાં તો એટલે આ દ્રૌપદીનો દાખલો જે છે એમાં એનો ગુણો જ છે ગુણો જ છે અહીંયા કૃષ્ણ ભગવાન હોય ને આવું બોલી ના નાખે બોલી ના નાખે પણ કૃષ્ણ ભગવાન કેવી રીતે હોઈ શકે બધા બધામાં કૃષ્ણ છે હજાર પણ હોઈ શકે નહીં કોઈ મુશ્કેલી આ છે બહુ અદભુત વાસુદેવ થઈ ગયા છેલ્લા પર બહુ પ્રખ્યાતિને પરંતુ શાહ સાહેબ એમના સમયમાં એ જેવી રીતે બાળપણથી મોટા થયા વય થયા બધું અને આગળ એ બધા પ્રસંગો જોઈએ છીએ આપણે તે આજની આજના કાળમાં આપણે આ જ્ઞાન સાથે આટલી સહજતા અને સુંદરતા અને આવી આજ્ઞાધર્મના અઘરા આજ્ઞાધર્મથી અઘરો કે સહેલો ઉતારી સ્વરૂપેન અઘરો સહેલો <laughs> મીનલ શું કેશ સોનલબેન શું કહેશ હે પૂછી જો મમ્મીને સહેલો ઘઘરો <laughs> હા કે છે ઉતારી આમાં ડબલ ફાયદો એ છે કે જે આજ્ઞા આપે પછી પાછું આજ્ઞા લેવાની પછી પાછું દાદા આજ્ઞા સાચવવાનું બળ બી તમે જ આપો એટલે એ તો બહુ સહેલો ધંધો છે દાદાજી આ કારણ કે આ કેટલું સહેલું ભૂલ થાય તો કોઈ અમે બંધાઈ ગયા એટલે અમે તો અમારી તો જવાબદારી છે બોલો આવું કોણ કે દાદાજી હે જ્યાં સુધી તમે આવું કોણ કે દાદાજી એટલે અમારા માટે બહુ સહેલું દાદા સામે ચાલીને કોઈને સમજાવવા જતો જ નથી પણ તમારા માટે કેવું જતો નથી પણ જરૂર પડે તો બધાને વાત કરીએ આપણે આને વાત કરે બધું થઈએ અને અમને જરૂર પડે બધા આગળ અમે તો અમને તો એ જ ઈચ્છા હોય કે અમે બધા આગળ જઈને શીખીએ બસ બીજું કશું જ નહીં શીખવાનું જ છે દાદા ભગવાનનું આટલું સામર્થ્ય આપણે બધાએ બહુ માણ્યું અનુભવ્યું અને એ પ્રમાણે રહ્યા એમાં એ એમ પટેલ તરીકે કહેવાય રહ્યા એ આપણે જરા એનું નિરીક્ષણ હોત તો બહુ આનંદ આવત બહુ આનંદ આવત અને આપણે દાદા ભગવાનને એમ પટેલને એક જ જોયા કે ખોટું નહોતું એ તો દેહધારી પરમાત્મા પરંતુ એમ પટેલને દાદા ભગવાન બે જોડે જોડે છે તેમાં એમ પટેલ જે છે તે અને દાદા ભગવાન હવે એમ પટેલના તો મન વાણીને કાયાનું એક એક પરિમાણ દિવ્ય સ્વરૂપ હોય એવું કોને કેટલાને કેવી રીતે સમજાય હું નિશ્ચયથી અહંકાર કરીને લઈ લઉં છે તો બરોબર છે વસ્તુ પરંતુ સમજપૂર્વક બહુ મોટી વાત બને છે અને દાદા ભગવાને કામ કાઢવાનું આમ જ કહ્યું હું છું છું મને સમજો તમે હું છું છું મને સમજો દાદા ભગવાન સ્વરૂપે આ દેહ છે તો દેહ મારફતે સમજાશે નહીં તો નહીં સમજાય નહીં સમજાય એટલે મતલબ શું છે કે જે યથાર્થપણે સમજાવવા જોઈએ તે ન હોય એમ કહેવાનો મતલબ પછી તમારે તમારે માથાકૂટ કરવી પડશે તમારે ખૂબ માથાકૂટ કરવી પડશે આપણે સમજી બેઠા કાંઈ થઈ ગયું બહુ જો ફૂલસ્ટોપ આવ્યું છે છતાં પણ એ ફૂલસ્ટોપ દાદાનું ફૂલસ્ટોપ અને આપણું માનેલું પુરુષમાં બહુ ફરક છે માતા સાહેબ હમ અર્ધવિરામમાંથી પુસ્તક કરી દેવાનું છે શું કહ્યું શું કહ્યું કોણ છે બોલે તો મને કહો કઈ સંભળાવો પેલા માઇકમાં એમને કહો જલ્દી આપે કીધું છે ને કે મારી હાજરીમાં કામ કાઢી રહ્યો તો કયું કામ કાઢી રહેવાનું આપે જણાવ્યું છે આપે કહ્યું છે કે મારી હાજરીમાં કામ કાઢી લો તો કયું કામ કરી લેવામાં સમજણનું સમજવાનું કઈ સમજણ દાદાજી તમે કેવી રીતે છો તે કેવી રીતે નથી તે નથી માં છો ક્યાં આગળ છો છોમાં નથી ક્યાં આગળ છો યુ હો બધી તારે જોઈશું એને સમજવાનું દાદાજી કોણ ત્રીજા પાના પર આજ્ઞા ધર્મ વિશે એક ક્વેશ્ચન છે સેવન્ટીન એટલે કે આ દ્રૌપદીના દાખલા પરથી આ ભયાનક પરિણામો આવે છે શાહ સાહેબ અને ચીરહરણ વખતે જે ભીષ્મ પિતામહ જેવા સમર્થ પુરુષ સમર્થ બહુ જ સમર્થ પુરુષ તે કાળના કૃષ્ણ ભગવાને જ એમને બહુ આદર કરતા અને કૃષ્ણ ભગવાન એમના વિશે પણ એટલા જ હૃદયમાં હતા આવા પુરુષ એ પ્રતિજ્ઞાબદ્ધ કે મારે બસ આ જ પક્ષ કૌરવોનો જ એના કારણે આટલું રહેવું પડ્યું મોં આવું આ થયું એટલા માટે અહીંયા સંહાર આવ્યો અને સંહાર તો કેવો ભયંકર આવ્યો કે દેવ પક્ષ સામાસામીમાં આ તો એક દ્રષ્ટાંત સ્વરૂપે બતાવ્યું કે આટલું રહ્યું તે આ પોઝિટિવ પણ એ રહ્યું તે કેવા સ્વરૂપે રહ્યું એ જો આપણે સમજીએ ને તો ખ્યાલ આવે આપણને ના રહે બરોબર એવું લાગે બધાને અનુભવ થાય સ્વાદ આવે એમાંથી નીકળતા કશું રહ્યું નહીં સાફ બધું કર્યા ઝાટક આવું થઈ જાય છે આ શબ્દ શબ્દ શું કરે નિમિષાનંદજી એટલે શબ્દ અને પ્રતિક્રમણો એટલા બધા માગે છે આપણી અંદર પોતાને દરેકને પોતાને પોતાની માટે પોતાની અંદર ખૂબ માગે છે અમારા સુડતાળીસ વર્ષ થયા જ્ઞાન થયું પછી અને દાદા ભગવાન પછી તે આટલું સમજ જાણવા મળેલું સમજાયું હતું એટલે શબ્દને પ્રતિક્રમણ પાછળ બહુ રહેલા અમે પુષ્કર શાહ સાહેબ બોલાયેલા અને ના બોલાયેલા અને અંતરના પુષ્કર રહેવું પડ્યું છે એને મથવું કે છે મથામણ કે છે શું કે છે મથામણને મજૂરી ના કહેવાય શું કહ્યું ક્રિયાને કરવામાં મજૂરી આવે હા આ ક્રિયા નથી પુરુષાર્થ છે બહુ મોટો પુરુષાર્થ છે બિહારી આનંદજી એટલે સ્વાધ્યાયના બધામાં બહુ એમ જ આ બધું થઈ શકે નહીં ના થાય એટલે આપણે પાસે તો સરપ્લસ સમય તો ચોવીસ કલાકમાં ખાસ બહુ હોય નહીં ને એટલે સ્વાધ્યાય ના કરી શકીએ જોકે કેમ કેમ ડોક્ટર સોચમાં રાખો એટલો કાઢવો હોય તો નીકળે એવું છે પણ કાઢવો હોય ના એવું નથી વાત ના પણ ના કાઢતા હોય તો મળતો નથી ને પણ ના કાઢતા હોય તો મળે જ નહીં ને ના કાઢતા હોય તોય અરે પાર વગરનો છે રાતનો ઊંઘ શું છે નિંદ્રાકાર શું છે તે નિંદ્રાકાળનો જ લાભ લેવાનો તુલસી દાદાએ દાદાએ નિંદ્રાકાળનો કાળ અને અમારે તો જે દાદાની નિંદ્રાઓ અમારે તો એમની ત્રેસઠની સાલથી જોડે જોડે રહેલા ચૌદ વર્ષ સુધી પછી બેન એમને બહુ ભાવ થયો અને વરસ સુધી આવ્યા અને પછી દોઢ વર્ષ થયું અને પગે થયું ત્યાં પછી ચાલો કનું બે વ્યવહારમાં પડ્યા થાય છે પરંતુ અમને એ પ્રશ્ન થયેલો કે તમને દાદા ભગવાન કેવી રીતે રહે તો કે અમે જોડે બેઠા આવીએ ત્યારે અમે માઇલો આગળ રહીએ એવી રીતે રહે એટલે કહેવાનો મતલબ શું છે કે જ્ઞાની પુરુષ કે ગુરુ કે કોઈ પણ હોય ત્યારે એમની જોડે આપણે વિનય કેવી રીતે હોય તે રીતની વાત છે આ એ રીતની વાત છે એમાં અંતરની વાત નથી હમ એટલે સાથે બેઠા આવીએ તો પણ જાણે વિતરાગતા છે એની રીતે જઈએ અને તે વખત એમ પટેલ અમારા લક્ષ્મણ એમાં હોય નહીં સા સાહેબ અને કોઈને દેખાતા ન હોય ક્યાંય હોય કનુભાઈ તો પણ દાદા નજીકમાં નજીક હોય એવું આવું બની શકે છે મિલનબેન આવું બની શકે શું કે એવું બની શકે દાદાજી ચોક્કસ બની શકે તમારો અનુભવ છે જી દાદાજી એવું છે એટલે આ બધો સંપૂર્ણ વિનાશ થઈ ગયો હતો અને બીજા પાના પર શું કહો જે ત્રીજું પાનું છે ને પાંચ આજ્ઞા પરમાર્થ ભાગ પાંચ માટે બોલો બોલો એમાં સત્તરમો નંબર જે છે ને લઈએ ચાલો જેટલી તમારી સિન્સિયરિટી એટલી અમારી કૃપા એટલે કૃપા તો સતત હોય છે પરંતુ એનું રિસીવિંગ જે હોય છે તે રિસીવર સ્ટેશનો ઉપરના આધારે હોય છે સંદર્ભમાં એનો મતલબ આટલો જ છે કૃપા એવી નથી કે અમુક જગાએ જાય ને અમુક જગાએ ના જાય ને પોતે સ્વતંત્ર પોતાના હાથની એવી વસ્તુ નથી એ તો નેચરલ ફ્લો છે આખો પરંતુ એ નેચરલ ફ્લો જ્યાં જ્યાં નેચરાલિટી જેવી હોય એ નેચરલની અંદર એને એને રિસીવ થઈ જાય આ છે એટલે સિન્સિયરિટીમાં નેચરાલિટી જ આવે સિન્સિયરિટી એન્ડ મોરાલિટી દાદાએ જે મેં કહ્યું વ્યવહારમાં બે મોટા આખા વ્યવહારના અને એને કારણે જ ધર્મમાં પણ બહુ મોટું ફાઉન્ડેશન છે એ તો મૂળ પાયો છે આખો વિનય ધર્મનું મૂળ છે કહેવા માગે છે તે એમાં જ આવી જાય બધું અને માનવ માનવ સમાજ મનુષ્ય જીવન માનવતા આ બધું જ આમ જ આવે અપ્રત્યાખ્યાનાવરણના સ્ટોકથી ડિસ્ચાર્જ કશાયો પેન્ડિંગ રો છે એટલે આપણા હજુ પણ આપણા નજરે ના હોય દેખાયા ના હોય એવા જે પ્રત્યાખ્યાન પ્રતિક્રમણો માગી રહેલા છે એવા ઘણા દાદાએ કહ્યું છે તેમ બાળપણથી માંડીને આજ સુધી એવા ઘણા રહેલા છે એ હજુ જોઈ જોઈ શોધી શોધી ખૂણે ખાતરેથી જેમ જેમ દેખાતા જાય ધીમે ધીમે ધીમે એ કાઢી કાઢીને પ્રતિક્રમણો કરવા જ ઘટે આજ સુધીમાં તો જ આપણે આજે યથાર્થમાં આવી શકીએ નહીં તો નહીં બહુ જરૂરી છે શરૂઆતમાં દાદા ભગવાના સમજાવતા પછી બધા બહુ સંખ્યા થાય એટલે પછી કોઈને કેટલું સમજાવી શકે એટલે આ વાત બહુ મોટી પાયાની છે ચાલો સાહેબ જય સચિદાન લઈ લો હવે એસએમ નું લઈ લઈએ પેલું કારણ કે બે વખત ગઈકાલનું રહી ગયું છે તો એસએમ વળશે પાછા મને એસએમ વળો નહીં તમે શું વાત કરો થઈ ગયું એમનું અરે આ તો ચેક આવ્યો સાહેબ બી એચ શાહ કોણસ્યા આ કોનો છે એક્ઝેક્ટલી કહી શકે ભાઈ શું નામ હા ભસ્માંગ ઓ શાસ્ત્રી અરે બરોબર છે ખરો તો ભસ્માંગ બરોબર છે શાસ્ત્રી શું વાત કરે તું કઈ કઈથી પૈસા લાવ્યો હા શાહ સાહેબ આ ભસ્મંગના આપને કોટી કોટી નમસ્કાર આપણે બધાએ એમને આપના જ્ઞાન આરાધન પર્વની ઉજવણી નિમિત્તે બસમાન શાહની શાસ્ત્રી કેલમપુરી ક્ષેત્રે એ ખંભાતના છે ચાલતી શૈક્ષણિક સંસ્થાને રૂપિયા એક લાખ વિદ્યાદાન અર્થે આપે છે તે સ્વીકારવા નમ્ર વિનંતી છે તો શાહ સાહેબ જગદીશભાઈને આપી દઈએ લો સાહેબને એમના હાથે જ આપે જગદીશભાઈ આ છે શાહ સાહેબના હાથે લઈ લો એમનું કઈ ગયું તારાચંદી છે પણ અમનું અમને મૂક્યું હતું ને કાગળિયું આજે કેમ થવું થાય છે કાગળિયાનું લઉં છું લઉં છું वो तो बहुत लाबू है ताराचंद जी ताराचंद जी कहाँ गए ये आपका बड़ा शास्त्र है बहुत बड़ा है पढ़ने में तो बहुत आनंद आएगा कृपा करके आप पढ़ के दिखाइए थोड़े समय के बाद इसे बुलाते हैं सुस्वागतम नमो विद्रागम ज्ञान विश्व सिंह स्वामी ग्रहण साक्षी में नौ वर्ष अधिक शुक्र जैसे पक्का ठिकाना अक्रम कौन है हाँ ताराचंद जी का है तो निवेदक ताराचंद खंडेलवाल का है अरे वाह ये भी अभी साथ में ले लेते हैं ठीक है બહુ આ તો અલવર બહુ સાહેબ અલવર તો બહુ આગળ વધી ગયું શું કરશો આપતા પુત્ર ક્યાં છે દરરોજ છપાવે દરરોજ ત્યાં હોઈએ તો દરરોજ ચાલે જ્યાં તો શાહ સાહેબ વંચાશે તમને સાહેબ ને આપણે જોઈ લે પેલું ઝીણા અક્ષરવાળું છે આટલું જોઈ લે ત્યાં ત્યાં બીજું કરીએ આપણે કામ હવે એસએમ જડ્યા મને ચાલો જડ્યા કાલના નતા જડતા આજે જડ્યા તો નું આપણે લઈએ શ્રી નંબર પાંચના સૂત્રોનું સત્સંગનો નમો વિતરાગાય દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી તો એમને શ્રેણી પચીસમાંથી ત્રણ સૂત્રો પૂછ્યા છે પહેલું લઈએ સૂત્ર નંબર એકસો બત્રીસ રિયલ રિયલ પદ એ પરમ વિનયનું પદ છે એમાં હવે દ્રષ્ટિ આવી જ જાય છે આ પદ પામ્યા પછી સંજોગો સહેજાસહેજ એની મેળે એ સહજ પદ ખુલ્લો થવા માટે અનુકૂળ થતા જાય છે આ ચરમદેહનું આત્યંતિક કારણ બનવાનું બહુ સુંદર સૂત્ર છે રિયલ રિયલ પદ એટલે શું કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી પણ હું hundred percent by relative view પોઈન્ટથી જ છું અને બાય રિયલ વ્યૂ પોઈન્ટથી હું બાય રિયલ વ્યૂ પોઈન્ટ સ્વરૂપે હું હંડ્રેડ પર્સન્ટથી જ છું એટલે બંને પક્ષ નિશંકતા શાહ સાહેબ બંને પક્ષ નિશંકતા ધીરુભાઈ સમજાય એને રિયલ રિયલનું પદ કહ્યું ખ્યાલ આવ્યો રિયલ રિયલનું પદ કહ્યું ત્યાં કારણ કારણ સ્વરૂપ રહેલું છે દાદા ભગવાનનું સ્વરૂપ રહેલું છે એટલે કે રિયલ રિયલ પદ એ પરમ વિનયનું પદ છે આપણી ત્રીજી ચોથી આજ્ઞામાં એ પદ આવી ગયું સમાવિશ છે અને ત્રીજી ચોથી ચોથી આજ્ઞાનું આટલું બધું મહત્વ છે પરંતુ એ રિયલ દ્રષ્ટિ વગર બધું ધૂંધળું મુખ્ય બાબત એ છે એમાં અભેદ આવી જ જાય છે બાય રિલેટિવ પોઈન્ટ હું છું એવી રીતે બાય રિલેટિવ બધા વ્યવહાર સંબંધોમાં પણ વ્યવહાર સંબંધોથી છું તેમાં પણ એ વ્યવહારિક સંબંધો તે સંબંધો તે જ હું છું વ્યવહાર દ્રષ્ટિથી અહીંયા અંદર હું રિલેટિવ પોઈન્ટથી છું ને એટલા માટે અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ હું શુદ્ધાત્મા છું તે હું છું એટલા માટે જ બધામાં વ્યવહારિક સંબંધોના બધા પૂતગલોમાં એ રિયલ વ્યૂપોઈન્ટ શુદ્ધાત્મા સ્વરૂપ એ પણ છે એમના માટે છે તે પ્રમાણે હોય જે પ્રમાણે હોય તેમના પૂતગલના હિસાબથી છે પરંતુ આ પૂતગલના હિસાબથી હું રિયલ વ્યૂપોઈન્ટ શુદ્ધાત્મા છું અને એટલા માટે જ આ રિયલ રિલેટિવ વ્યૂપોઈન્ટને નંબર એકની ફાઇલના એને જેમ છે તેમ જેમ નથી તેમ નહીં સારી રીતે જાણું છું એઝ ઇટ ઇઝ જેમ છે તેમ જેમ હતું એમ નહીં કે જેમ હશે એમ નહીં સમજાયું સારી રિયલ રિયલ આ વસ્તુ રહે છે પણ આ પદ એ અભિદ્રષ્ટિનું છે અને આપણે અભિદ્રષ્ટિ આવી જાય છે અને આપણે અભિદ્રષ્ટિ વ્યવહારથી વાણીથી બધા કરીએ બોલીએ કરીએ એમ એકદમ થઈ જાય નહીં અભિદ્રષ્ટિ અનુભવનો વિષય છે આપદ પામ્યા પછી સંજોગો સહેજા સહેજ એની મેળે એ સહજપદ ખુલ્લું થવા માટે એ સહજપદ તો અદભુત છે આત્મા સ્વભાવથી સહજ છે અને પૂદગલ એ કુદરતી પણ સહજ થાય ત્યારે બે એકબીજાના સંબંધમાં આવી જાય છે સા સાહેબ ત્યારે રિયલ રિયલ પદ થાય છે પરંતુ ખુલ્લું થવા માટે એ સહજ થવા માટે બધા સંજોગો એની મેતે વૈજ્ઞાનિકતા એમાં છે છતાંય વૈજ્ઞાતિનામાં એની મેતી ભેગા થઈ અને એમને ભેગા થવું આવી જાય છે મનથી વાણીથી કાયાથી શા સાહેબ તેમ ભવિકા ઉત્તમ ગુણ હોવે સદગુણ હોવે ઉત્તમ નિમિત્ત સંયોગી રે તેમ ભવિકા એટલે આવું અભિદ્રષ્ટિવાળા ભવિકા એટલે ભવ્ય એટલે આસન્ન ભવ્ય કહેવાય બહુ નજીક એટલે અભેદ દ્રષ્ટિવાળા એના ને મન નજીક સહજ ગુણો હવે એટલે આ રીતે પોતે પોતામાં છે તેમ સર્વત્ર છે એવો એનો અનુભવ એ અભેદ દ્રષ્ટિનો અનુભવ અને મન વાણીને કાયા સ્વરૂપનો અનુભવ હોવો ઘટે ઉત્તમ નિમિત્ત સંયોગી રે એટલે વૈજ્ઞાનિક પણ વાળા સંયોગો બધા એમાં પણ વૈજ્ઞાનિક પણ પણ એમાં આ સાહજિકતા પણ થયું એટલે એનું કુદરતી કુદરતને કુદરતના પરિમાણોમાં શાહ સાહેબ એનું એવું સુંદર કુદરતના સંચાલનમાં કુદરતીપણા સ્વરૂપે હોય છે કે જેથી એ સંજોગોનું પણ વૈજ્ઞાનિક પણ એનું હોવાપણું એના માટે સહજપણે બધું જ આવી સામે ચાલીને જાય છે સંજોગો એને ફોલો કરે છે એ સાહજિકતાને આવું થાય છે સંજોગો તો સંજોગો જ છે કેમ તીર્થંકર ભગવંતને ભગવંતો ભાવે કરીને કોઈ આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી જ નથી એ જ્યાં આગળ સહજપણે થઈ ગયું છે એને આ વસ્તુ બને છે સહજ પડે હા એટલે કે શ્વાસ જેમ શ્વસન ક્રિયા ચાલે છે એવી રીતે એ હોવું ઘટતું થતું જતું થઈ જાય ખ્યાલ આવ્યો ને પછી એમાં પ્રયત્ન ના હોય એ ના હોય ને સહજ પણ રહ્યા કરતું હોય આવું ત્યારે બધું ખીલે શ્રેણી શ્રેણી પચીસમાંથી એકસો નવ્યાસી આપણું ક્ષાયક જે છે તે પ્રત્યક્ષ થઈ જવું જોઈએ દ્રષ્ટિ સહાયક ક્ષાયક બલી છે અને ક્ષાયક સંકિત છે આપણી પાસે એ ક્ષાયક એ ક્ષાયક દ્રષ્ટિએ કરીને પ્રત્યક્ષ થઈ જવું જોઈએ એટલે કે ક્ષાયક જ્ઞાનથી આપણા પોતાના રીતે પ્રત્યક્ષ થઈ જવું જોઈએ દ્રષ્ટિએ કરીને એટલે આપણું હું પણ હું આપણા મન વાણી કાયા સ્વરૂપને સાથે રહીને એમાં આપણું હું પણ સ્પષ્ટ નોખાપણે રહી અને એ જ પ્રમાણે બહાર વ્યવહારના સંબંધોમાં આવતા જતા પણ બધામાં એ પ્રમાણે એ પ્રયોગે કરીને જેમ જેમ જે પ્રમાણે આપણને સમજાતું જતું જાય તેમ આપણું હું પણ બધામાં આપણને વર્તાતું જાય સમજાય છે ભેદ નહીં થાય કોઈને વ્યવહાર અને વ્યવહારિકતાના હિસાબોથી સંબંધોથી જુદું હશે જ પણ જેને અનુભવ પ્રમાણ છે નભે દ્રષ્ટિ છે એને માટે બધું એકદમ થઈ જાય એ બોલવામાં આવે નહીં પછી એ તો સ્વાદ છે અનુભવ છે આપણું ક્ષાયક જે છે તે પ્રત્યક્ષ થઈ જવું જોઈએ ક્ષાયક છે ત્યાં સુધી પ્રત્યક્ષ તો ના જ કહેવાય પણ ક્ષાયક ક્ષાયક એ બહુ મોટું પદ છે ક્ષાયક એટલે બાજી હાથમાં આવી ગઈ પતંગની દોરી હાથમાં આવી ગઈ એને ક્ષાયક કહેવાય ચા તો બહુ શાસ્ત્ર ગંભીર શબ્દ છે પણ આજની આપણી પાંચમા ભાષામાં આવી રીતે શુદ્ધ ઉપયોગ શુદ્ધ ઉપયોગ પતંગની દોરી હાથમાં અને હાથમાં ના હોય તો કટ્ટી પતંગ હાથમાં ના હોય તો કટ્ટી પતંગ <laughs> હે પ્રત્યક્ષ કરી લેવાનું એટલે શું પ્રત્યક્ષ કરી લેવાનું એમાં શું કરવું કરવાનું નથી એ શું કહ્યું હતું ક્ષાયક એવું ક્ષાયક છે ત્યાં સુધી પ્રત્યક્ષ તો ના જ કહેવાય એમ છે એટલે ક્ષાયક છે ખરું પણ પ્રત્યક્ષ ના કહેવાય એટલે આજ્ઞા ધર્મ છે ને એટલે પરોક્ષતાને કારણે પણ ક્ષાયક એ બહુ મોટું પદ છે ક્ષાયક એટલે બાજી હાથમાં આવી ગઈ ને પતંગની દોરિયાતમાં આવી ગઈ એ બહુ મોટું પદ છે આટલું સમજી લેવાનું છે એટલે હવે આપણે પુરુષાર્થ પદમાં છીએ ને આપણે બધા પુરુષાર્થ પદ અને આપણે પરાક્રમ બધું પરાક્રમ તો સામાયિકોમાં થઈ શકે પરંતુ સામાયિક સ્થૂળભાવે કરી કરીને પછી આમાંથી ધીમે ધીમે ધીમે અંતરમાં ઉતરાતું જાય જરૂર જવાય શું એટલે માતાઓ માટે એ બહુ મોટો પુરુષાર્થ છે અને પરાક્રમ પણ છે સૂત્ર ચોરાણુંનું કારણ ચરમદેહ એટલે જે દેહમાં કેવળ જ્ઞાન પ્રગટ થાય અને બાકીનું આયુષ પૂરું થતાં જ સિદ્ધ ગતિ કારણ ચરમદેહ એટલે સમજાયું કેમ બોલતા નથી એટલે આપણામાં તૈયાર થઈ જતો કારણ શબ્દ છે કારણ ચરમ દેહ એટલે જે દેહમાં એટલે જેને જે દેહમાં જે કારણ છે તૈયાર થયું કેવળ જ્ઞાન પ્રગટ થાય અને બાકુનું આયુષ પૂરું થતા સિદ્ધ ગતિ આગળ આજ્ઞાધર્મથી કારણ ચરણદેહ તૈયાર થઈ રહ્યો છે અહીં આજ્ઞાધર્મની કિંમત છે આ સૂત્ર છે આખું એટલે આજ્ઞા આજ્ઞાધર્મનું આખું ગાંભીર્યમાં તમને કહ્યું ચરમદેહ અને ચરમદેહના કારણદેહના પુણ્યાનુબંધ પુણ્ય સ્વરૂપી જે કેવળ જ્ઞાન ખુલ્લું કરીને સિદ્ધ ગતિના પ્રયાણમાં આપણા આજના પ્રયોગે કરીને એ પ્રયોગ છેલ્લે સિદ્ધ ગતિમાં આપણને એ પ્રયોગ જ લઈ જશે આપણે જવાનું નથી એટલું બધું સુંદર સઘળું કરતા સ્વ નહીં કરતા સુંદર પદ મળ્યું છે સમજ્યા ચાલો બોલ પૂજન માટે ચાંદલો કોનો આપનો તમારે કેટલો વાર છે હજુ બસ આ થોડા જ છે જોઈ લઉં હવે લગભગ થઈ ગયું છે બધું આ નિધિ સુનિલ શાહ નામની નાની દીકરી છે તેને કાળે મોકલ્યું છે અમને અને એને ચિત્રપટ એ બહુ ગમ્યું એટલે ચોંટાડી દીધું છે અહીંયા આવી છે કે શું થઈ છે ઉભી થઈ જાય ને આવી કેટલા વર્ષ થયા તને હે બાર વર્ષ થયા વર્તમાને પ્રવર્તમાન સર્વજ્ઞ શ્રી પ્રગટ પ્રત્યક્ષ શ્રી કનુદાદાજીને કોટી કોટી નમસ્કાર નમસ્કાર નમસ્કાર તને શું સમજાયું પ્રગટ ને પ્રત્યક્ષનો દાદા ભગવાન નાસીમ જય જયકારો આપની પાંચ આજ્ઞામાં રહેવાની પરમ શક્તિ આપો લો આપની તંદુરસ્તી સારી રહે મને જ્ઞાન દીક્ષાનો યોગ પ્રાપ્ત થાય અમારા પરિવારને આપની કૃપા પ્રાપ્ત થાય તને જ્ઞાન મળે એવું છે જા તું ક્યાં રહું છું કઈ બોમ્બે સરીબેન અહીંયા બધાને મુંબઈથી જ્ઞાન માટે લઈ આવવા તારા અહીંયા આવવું પડે એક બધા હાઈટ સાઈટેક તૈયાર થઈ જાય ને તો લઈ આવવાના બધા કાંતિભાઈ જવાબદારી તમારી શું શું કે નહીં સાહેબ નીચે કરું છું આ પેનથી ફોટા પણ થાય નહીં નિધિ ને શું નામ છે એનું નિધિ નિધિ આવી થઈ થઈ ગઈ દીકરી જાતને મુંબઈથી બધા આવે ને ત્યારે બગા આવી જવાનું સરીબેન કાંતિભાઈ સાહેબને બોલવાનું હા જા બીજી વાર જ્ઞાન વિધિમાં લઈને કઈ સામે કઈ સ્કૂલમાં ભણું છું હા હા શું છે ધીરુભાઈ ગાંઠાની એમને ચાર સૂત્રો પૂછ્યા છે નીચે લઈ જઈએ આપણે શ્રેણી નંબર આઠ પંદરમું સૂત્ર ઉદગલ વ્યવહારથી કરતા છે એની યથાર્થ શબ્દથી એટલે કે પાકું થવાથી જગત નિર્દોષ દેખાય એટલે કેવળ જ્ઞાન ખુલ્લું થાય પૂતગલ વ્યવહારથી કરતા છે બહુ અદભુત સૂત્ર છે પૂતગલ વ્યવહારથી કરતા છે એ સામાન્ય ભાવે એ એમ જ હોય છે પરંતુ આ આજના આશ્ચર્યકાળમાં આજે દાદા ભગવાનના પરમાત્મા પ્રકાશ સ્વરૂપથી આપણને જે સૂત્ર પ્રાપ્ત થયું છે અને એમાં વ્યવસ્થિત શક્તિ જ કરતા છે જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ એ આપ્યું છે આજ્ઞા એ નિશ્ચયની આજ્ઞા આપી છે પૂતગલ માટેની કે પૂતગલ નિશ્ચયથી કરતા છે પૂતગલ નિશ્ચયથી કરતા છે અને વ્યવહારથી અકર્તા છે એ દાદા ભગવાનનું આજનું આશ્ચર્યકારનું પરંતુ પૂતગલ વ્યવહારથી કરતા છે એ સામાન્ય ભાવે એ જ છે આખું એ માર્ગ છે આખો ક્રમ માર્ગ એ રોયલ માર્ગ છે એ ધોરી માર્ગ છે અને એટલા માટે આ વાત છે એની યથાર્થ સમજણથી એટલે કે વ્યવહાર દ્રષ્ટિથી હું નામદારી છું અને તે વ્યવસ્થિત શક્તિને આધીન એવો વ્યવહાર દ્રષ્ટિથી નામદારી હું વ્યવહાર દ્રષ્ટિથી તે વ્યવહાર દ્રષ્ટિથી આપણે કહ્યું એટલે તેમાં જ નિશ્ચયને વ્યવહાર બેવાળી ગયું શું કહ્યું નિશ્ચય સાથે આવ્યો કે વ્યવસ્થિત શક્તિ કરતા છે કારણ કે હું શુદ્ધાત્મા સ્વરૂપે આજે એ વ્યવસ્થિત શક્તિના કરતાપણાના પૌદ્ગલિક બધા ક્રિયાત્મકતાના કરતાપણામાં ક્યાંય હું નથી પરંતુ મારા સ્વભાવથી સ્વભાવે કરીને મારા શુદ્ધાત્માના સ્વભાવના ચેતન સ્વરૂપ ક્રિયાઓના કરતાપણામાં છું હવે એને કરતાપણું કહેવાય નહીં એને કરતાપણું કહેવાય નહીં ક્રિયાત્મકપણું કહેવાય એટલે પણ સમજવાનું છે જ્ઞાન ક્રિયા અને દર્શન ક્રિયા સમજે અને પૂતગલની પૌદગલિક ક્રિયા વ્યવસ્થિત શક્તિના આધીન એવી વ્યવસ્થિત શક્તિના આધીન એટલે પોતાની મરજી મુજબ ના ચલાવી શકે પણ આપણી મરજી પુરાઈ ગયેલી છે એ આપણી મરજી અહીંયા ખાલી થઈ રહી છે તે ફરજથી શું કહ્યું આપણી મરજી આજે ફરજિયાતપણે ખાલી થઈ રહી છે મરજીમાં પૂરાઈ ગયેલા આપણે આપણી રીતે જ આપણું પાંજરું બનાવીને બધી રીતનું જાત જાતનું મિન્દરબેન સમજાય એટલે કે જગત નિર્દોષ દેખાય એમને કેવા જ્ઞાન ખુલ્લું થાય દાદા ભગવાને શું કહ્યું કે અમે અમારી દ્રષ્ટિ નિર્દોષ કરીને જગતને નિર્દોષ જોયું સાહેબ હવે દ્રષ્ટિ નિર્દોષ કરીને જગત નિર્દોષ જોયું શું તો કે વ્યવહાર દ્રષ્ટિ અને વ્યવહાર દ્રષ્ટિ નિર્દોષ કેવી રીતે થાય કે એ વ્યવહાર દ્રષ્ટિથી જ છે એમાં હું ક્યાંય નથી અને આપણું હું કાંઈ ના હોવા પણ અંદર બાકી રહી ગયેલું છે હજુ ફરજિયાત પણ આવવાનું એ હલકું થતું જાય નીકળતું જાય તેમ તેમ એ નિરુદ્ધ થતી જશે એટલે વ્યવહાર દ્રષ્ટિથી આપણી આજ્ઞા બરોબર યથાર્થપણે રહેશે એમ કહેવાનો હવે શુદ્ધાત્મા દ્રષ્ટિ વગર કેમ નહીં રહે આપણે હું પણ ખરું ને આ વાત છે પૂતગલ વ્યવહારથી કરતા છે એની યથાર્થ સમજણથી યથાર્થ એટલે બધું આખું કરવું જોઈએ હા આગળ પાછળનું સૂત્ર નંબર એકસો બેતાળીસ દર્શન મોહ બારમા પગથિયે સંપૂર્ણ ક્ષય થાય જે કૃપાથી જ થાય ક્રમ અને અક્રમ બંનેમાં અક્રમમાં અપવાદ સ્વરૂપે થાય છે અને ક્રમમાં યથાર્થપણે ક્રમના પુરુષાર્થથી થાય છે તો પુરુષાર્થથી ક્રમના પુરુષાર્થમાં એ દસમા ગુણસ્થાન સુધી વ્યવહાર શુદ્ધિ સુધી જઈ શકે છે અને દસમા ગુણસ્થાનની વ્યવહાર શુદ્ધિ થયા પછી ત્યાં આગળ જે વ્યવહાર શુદ્ધિનો માર્ગ ક્રિયાનો અને ક્રિયાના કારકપણામાં છે એ આખો ત્યાં આગળ પછી સાહજિક પ્રમાણે પામે છે સાતમાના અનુભવ પછીનું સાતમાના અનુભવ પછી છઠ્ઠાના સંયમ પરિણામમાં આવ્યા પછી અને સાહજિકતામાં પરિણામ કે સાહજિકતા રહી અને બારમાં હોય અને બારમાની દ્રષ્ટિ પડે અને ચાતક અને મેઘની પ્રીતિ જેવું એ તે વખત હોય તો એ ઉચકાઈ જાય છે બારમે આવે છે ત્યાં આગળ કૃપા રહેલી છે સાહેબ એટલા માટે કહ્યું કે ક્રમ માર્ગમાં આ અતિ અતિ અતિ મુશ્કેલ છે ક્રમ માર્ગ ખોટો નથી પરંતુ ક્રમ માર્ગ શાને માટે છે કે કુદરતીપણે સાહજિકતામાં સહજ પરિણામો આવી જવા માટેનો છે અને સહજ પરિણામો આવી જઈને ત્યાં સ્થિરતા થઈ અને પછી એ અધી તિતિક્ષતાએ કરીને એ છેલ્લી કૃપા માટે અને કૃપા અનુગ્રહ માટે એ તિતિક્ષાએ કરીને ત્યાં આગળ સ્થિર થયેલા હોય છે એવા આચાર્ય પણ એ આચાર્ય આવા બહુ રેર હોય વિરલ હોય બહુ વિરલ હોય એવા દાદા માયર ભગવાનના સમયમાં પણ આવા આચાર્ય ઘણા વિરલ હોય એવા આચાર્યો બધા હોય પણ બધા એક સરખી ગતિ ન પામે એ સરખી ગતિ ન પામે આવા કેવળ પામીને મુક્ત થનારા ઓછા હોય છે બધી જાતના હોય છે ઉત્તમ દેવગતિ પણ પામે બધા દેવગતિ બે સારી ગતિઓ જ હોય બધી દેવગતિ ગયા એટલે દર્શન હું બારમા પગથી સંપૂર્ણ દેવ માર્ગમાં એટલે કૃપા માર્ગ તો છેવટે છે પણ ક્રમ માર્ગમાં પુરુષાર્થ અમુક ક્રમ સુધી છે વ્યવહારમાં જ્યારે અક્રમ માર્ગમાં વ્યવહારમાં આજે પુરુષાર્થ પદમાં શરૂઆતથી જ મૂકી દેવામાં આવે છે એટલે કે સીધા ચોથે પગથિયેથી તમને આગળ જવામાં એટલે પુરુષાર્થનો માર્ગ ચોથા પગથિયાથી શરૂ થાય છે ખરો આમ તો મિથ્યાત્વ ગુણસ્થાનને પણ કહ્યું છે અને પહેલા બીજા ત્રીજાને પણ કહ્યું છે શાસ્ત્રોમાં તો પ્રમાણ છે પરંતુ યથાર્થતાએ કરીને ચોથું ચોથું એટલે શું કે અવિરત અવિરત વ્યવહારથી સમ્યક દ્રષ્ટિ વ્યવહારથી સંકેત સાથે કેવું વ્યવહાર સંકેત એ રીતે અને એમ કરીને વ્યવહાર સુધીમાં જાય છે અને ત્યાં આગળ નિશ્ચય ખુલ્લો તો ના થાય પણ નિશ્ચયનું પ્રમાણ આખું એસ્ટાબ્લિશ થતું જતું જાય થોડું એટલું થાય અને નીચેની પ્રાપ્તિ બહારને જ થાય આવું થાય છે બહુ સુંદર માર્ગ છે સમજવા જેવો માર્ગ છે પણ એનું યથાર્થપણે આપણા અક્રમ વિજ્ઞાન અને આજના દાદા ભગવાનનું વિતરાગ વિજ્ઞાન ખુલ્લું થયું છે એનાથી બહુ સારી રીતે મળી શકે એમ છે જયમેશભાઈ ઘણી સારી રીતે શાસ્ત્ર પ્રમાણમાં એટલું નહીં બને કોઈ જગાએ નહીં બને ગુરુભાઈ પેલું બોલવાનું રાખો બોલવાનું રાખો અક્રમમાં બારમા ગુણસ્થાનમાં બી કૃપાથી આ વસ્તુ પ્રાપ્ત થાય છે અક્રમમાં પણ અક્રમમાં કેવળ કૃપાથી કેવળ કૃપાથી એટલે એ બારમામાં અક્રમમાં બી કૃપાથી આ બધી વસ્તુ થઈ ગઈ છે શું કહ્યું અક્રમમાં અક્રમમાં બારમામાં કૃપા કેવળ કૃપા કૃપા વગર છે જ નહીં આ કૃપાનો જ માર્ગ આખો ક્રિયાનો માર્ગ તો આખો ખલાસ જ થઈ ગયેલો છે ને અમે આ પાંચમા આરામાં તો એ રીતે સમજાયું જ ને એકસો બેતાલીસમું એ તો થઈ ગયું આપણું બસો ઓગણચાલીસ વ્યવહાર શબ્દ યથાર્થ જાણે તોય વિતરાગ થઈ જાય વ્યવહાર શબ્દ યથાર્થ જાણે તો એ થઈ જાય સર ચાલે સમજાયું એટલે પાંચ આજ્ઞાઓનો ક્રમમાં પહેલી આજ્ઞા જ વ્યવહાર દ્રષ્ટિની આવે છે શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયા પછી પણ શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયા પછી પણ હું તમને એક અત્યારે વાંચી બતાવીશ બહુ સારું છે બીજેપી આવ્યા છે કલકત્તાથી સારું ભલે ભલે બસ બસ બસ બેસી જાઓ વ્યવહાર શબ્દ યથાર્થ જાણે તોય વિતરાગ થઈ જાય એટલે મને વ્યવહાર દ્રષ્ટિથી હું એ બહુ મોટી અદભુત આજ્ઞા છે પરંતુ એ શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથેની છે એકલા વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા હોઈ શકે જ નહીં એટલે ક્રમમાર્ગમાં આખો વ્યવહાર શુદ્ધિનો માર્ગ કયો જે વ્યવહાર શુદ્ધિએ કરીને જ્ઞાન શુદ્ધિ અને જ્ઞાન શુદ્ધિએ કરીને કંઈક દેખતા થવા થાય ભાસતા થાય એટલું થાય બને ભાસતા થાય ભાષ્યમાન જેને કે છે દર્શનમાં ગયા પછી જ યથાર્થતા એ દેખતા થાય નહીં તો થઈ શકે નહીં દર્શન મોહ ગયા પછી જ યથાર્થતા એ પોતે દેખનારા તરીકે દેખતા થાય જે દેખવાનું શાશ્વત છે અને જે સ્વ પર પ્રકાશક પડે છે પાછું ત્યાં સુધી ના થઈ શકે ત્યારે એકસો ચોપન અને પંચાવનનું સૂત્ર લીધું છે એમાં ઓગણીસમાંથી રૂપ રસ ગંધ સ્પર્શ આ ચારેવ હિંસાના સાગર છે હિંસા હિંસા અહિંસા અને હિંસા રૂપ રસ સ્પર્શ અને ગંધ એ ચારે હિંસાના સાગર છે આ તો ક્રમમાર્ગનું સૂત્ર છે આપણે આ ક્રમમાં ભારે પડશે પરંતુ આપણે ફાઇલ શબ્દમાં બધું આવી જાય છે એક ફાઇલ બોલો એટલે આ બધું આવી ગયું એટલે સહેલું કર્યું દાદાએ અઘરાનું સહેલું કરી નાખ્યું એ તો મુજાઈ જઈએ બધા ના ખવાય ના પીવાય કોની જોડે રહેવાય કશું નહીં વાત નહીં વ્યવહાર નીકળ્યું વ્યવહાર જ ના વ્યવહાર જ ના રહે કાંટાની સાહેબ ચાલો તમે બબ્બે કાગર આપી દીધા બહુ ભારે કર્યું હા વચ્ચે જલ્દી પતાવી દઈએ બીજામાં આપતા સૂત્રો આપ્યા છે પાંચ સાત સાહેબ એક હજાર ને ચુમ્મોતેર દાદા ભગવાનના આપતસ્ત્રમાંથી જ્ઞાન હોય પણ જોડે જોડે કરેક્ટનેસ જોઈએ જ્ઞાન હોય ને કરેક્ટનેસ ના હોય તો તમે મોક્ષે જશો પણ બીજા બહારનાને લાભ નહીં થાય શું આવ્યું કરીએ છીએ શાંતિ મૂકી રાખો થોડોક થોડો સમય એટલે કે કરકને શું કે છે કે જ્ઞાન હોય તો કે જ્યાં જ્ઞાન નથી ને જ્ઞાન પ્રકાશ નથી ત્યાં માનેલું જ્ઞાન તે ત્યાંથી નીકળી અને જ્ઞાન છે ત્યાં અને જ્ઞાનનો પ્રકાશ છે ત્યાં પ્રસ્થાપિત થઈ જવાય એવી કરેક્ટનેસ હોવી જ જોઈએ એટલે કે આજ્ઞાધર્મની કરેક્ટનેસ કે વ્યવહાર દ્રષ્ટિથી ને નિશ્ચય દ્રષ્ટિથી બે રીતે કરેક્ટનેસમાં જેટલા અંશે આપણું વિભાગ વિભાવિકતાનું શુદ્ધિકરણ થયેલું હોય એટલે એટલે અંશે આ કરેક્ટનેસ કહેવાય આપણને કરેક્ટનેસ શુદ્ધિકરણ એટલે વ્યવહારનું જ થયું એ એટલે આદર્શ વ્યવહાર દાદાએ કયો ખરો આદર્શ એટલે દેખાવમાં આદર્શ નહીં પરંતુ જીવન જીવાતો આદર્શ અંતરથી જીવન જીવાતો આ જીવન આપણે બહારથી જીવન જીવાતું શરીરથી આપણે બધા પરિચિત છીએ એ રીતે જાણીએ છીએ એ કંઈ ખોટું નથી એ તો છે જ એ તો સમાજને આધીન છે અને સમાજના કાયદાઓને આધીન છે અને એ તો રહેવું જ પડશે કંઈ જશો નહીં રહો તો તરત જ કાયદાઓ ફરી વળશે બધા અને સમાજને સમાજનું બધું સમજાણું ફરી વળશે તમને પરંતુ આદર્શતા તો અંદરની છે સાહેબ એવું જ ને રત્નાત્રય એમ એમ નથી કહ્યું એ રત્નત્ર એ અંતરનું આંતરિક જીવન છે આપણું ઉદાસીન ભાવનું શું કહ્યું બહુ સુંદર છે રત્નત્રય જ્ઞાન દર્શન અને ચારિત્ર એટલે કે વ્યવહાર શુદ્ધિ એટલે વ્યવહાર શુદ્ધિમાં અંતરમાં એટલે વિતરાગતા એ અંતરથી જ આપણને સમજી શકાય બીજી કોઈ રીતે ના સમજી શકાય આપણે કોઈને પણ એકબીજામાં જોયું હોય તો પણ કોઈને પણ કોણામાં કેટલામાં કેટલી કેવા પ્રકારે કેટલું કારણ બહારથી દેખાવા મને શરીરના વર્તને કરીને એમાં નહીં આવી શકે એટલી નહીં આવી શકે એમાં આવવાથી ઉલટું અંતરને ચૂકાશે એટલે અંતરની વધારે વિશેષ કાળજી માગે છે ખૂબ કાળજી માગે છે એક હજાર બાણુંમું સૂત્ર ચિત્ત પ્રસન્નતા અને અંતઃકરણની પ્રસન્નતા એક જ કહેવાય સચ્ચિદાનંદ સ્વરૂપ આપણો સ્વાદ છે તેમાં બંને આવી ગયું સચ્ચિદાનંદ સ્વરૂપ કે ચિત્ત પ્રસન્નતા અને અંતકરણની પ્રસન્નતા એક એટલે આપણી વૃત્તિઓ કોઈ જગાએ ક્યાંય પણ એનું વહન સ્વરૂપે કોઈ બાહ્ય વસ્તુ મનવાણી કાયા આપણું છે તે પણ પર છે અને પરાધીન છે એવું એ પણ બાહ્ય કહેવાય અને એના સંબંધો બહારના એ તો બધા બહારના એ બહારના કહેવાય એ બધામાં અંતકરણની પ્રસન્નતા રહે બહુ સુંદર છે વૃત્તિ કોઈ જગાએ આપણી ખેંચાય નહીં હિસાબ વસ્તુ જુદી છે અને વૃત્તિનું ખેંચાવું બહુ જુદું છે બહુ જ જુદું છે આ સમજાવવું બહુ મુશ્કેલ છે બહુ મુશ્કેલ છે તીર્થંકર ભગવંતોને આ કાળમાં આશ્ચર્યકાળમાં મહાવીર ભગવાનને આશ્ચર્ય બધા આશ્ચર્ય બનાવ્યામાં કેવા દ્રષ્ટાંત છે સુંદર દેવનંદા માતાનો પરંતુ એ તો તીર્થંકર છે ત્યાં બધું કલા છે છતાં જો હિસાબે સંબંધ આટલો ત્યાં સુધી છે આ વાત એટલે એનું પૂતગલના સંબંધોનું બહુ સમજવા જેવું છે સાહેબ બહુ સમજવા જેવું છે શું ના હિસાબ જુદો ને વૃત્તિ જુદી બે નોખું તત્વ જ વૃત્તિ એ વહન સ્વરૂપ છે આખું એટલે એમાં વિભાવિકોનું જ્યાં સુધી હજુ શુદ્ધિ નથી પામી શુદ્ધિકરણ નથી થયું ત્યાં સુધી એ બુદ્ધિ તમારી એકાકાર ના થાય નહીં થઈ શકે સર્વત્ર બધી રીતે સમજાયું એ વાત છે વૃત્તિ વૃત્તિ દાદાજી એ થોડુંક હજુ વૃત્તિ અને હિસાબ એમણે છે કે વૃત્તિ અને હિસાબ વૃત્તિ શબ્દ દર્શનને લાગુ પડે છે શું કહ્યું મનને લાગુ દર્શનને લાગુ પડે છે દર્શનને લાગુ પડે દ્રષ્ટિને સમજાયું ને હિસાબ સાથે કનેક્શન કનેક્શન એટલે કઈ રીતનું તમે કેવી રીતે કહો છો પૂછવાનો એટલે એનો કહેવાનો મતલબ શું છે મેં કહ્યું ને દેવની મતલબ એટલે આ બહુ ઊંચું દ્રષ્ટાંત આપું છું એટલે બહુ ઊંચા તમે એના ગંભીર પરમાર્થથી સમજવાનું છે આ વાત જો એને સૂરમાં લેશો તો પછી સામાજિક થઈ જશે સમજવા માટે સામાજિક થઈ જશે નહીં તો સામાજિક ખોટું નથી સામાજિક સામાજિક કાયદાઓ કાયદાઓના આધારે છે અને સમાજના ધોરણોના આધારે છે બંધારણને આધારે છે એ તો રહેવાનું જ છે નહીં રહે તો તમને રાખશે બધા સામેથી રાખશે તમારા આશયમાં કોઈને પણ કશું દુઃખ દેવાનો ભાવ ના હોય છતાં પણ તમારા શબ્દો એવા કોઈને લાગ્યા તો આવવા જ નથી તમારી પાસે શું કરશો બધાનો અનુભવ થાય અમે આ જ અનુભવમાંથી નીકળ્યા છીએ બહુ સમજો ચિત્ત પ્રસન્નતા તો બહુ મોટી વસ્તુ છે અને અંતઃકરણની પ્રસન્નતા એટલે ચિત્ત ઉપર એ દર્શન શુદ્ધિમાં જાય છે આ દર્શન શુદ્ધિ વ્યવહાર શુદ્ધિ એક જ છે પાછી વાત બધી આ વ્યવહાર શુદ્ધિ અંતરકરણમાં કઈ શું કહ્યું એનો અર્થ એવો નહીં બાહ્યકરણને એને લેવા દેવા નથી એવું કેમ કહી શકો તમે પરંતુ એ બહારમાં તમે જોવા જાઓ તો દેખાશે નહીં તમને કેમ આટલી વાત સમજાયું નથી એટલું બધું અઘરું છે દાદાજી અઘરું પડ્યું એટલા માટે જ આ કાળ આ પાંચમા આરાની વાતો છે આ બધી આ ચોથા આરાની વાતો અત્યારે પાંચમા આરામ પાંચમા આરાની ભાષામાં થાય છે ચોથા આરાની ભાષામાં તમે સમજવા બધું સત્યુક્ત બધું ગરબડ થઈ જશે તમે એટલે જ અત્યારે ગરબડ થાય જ્ઞાન આપ્યા પછી મહાત્મા મહાત્મા મંદર અંદર થઈ જાય બહુ સમજવાનું દાદા વગર બહુ ચેતવ્યા છે ઘણી રીતે પણ ચેતવણી બહુ દાદાએ ખાસ મૂકી નથી કોઈને વાગે એવી અને ખૂંચે એવી ના મૂકી સાહેબ શું કહો છો તમે એને ખૂંચે એવી ના મૂકી કોઈને અને બધું ભાવે ભાવે એવું બહુ મૂકી દીધું બધું નિમેશાનંદ છે આપતા પુત્રોને ભાવે એવા આપતા પુત્રો બનાવી દીધા એમને પોતાના દરેકને સમજાય છે ખરી શું કહે છે ખૂચે છે એવું સમજાય છે ખરું ખૂચે છે હા એ તો છે જ તમારું પદ ઊંચું છે બધા આપતો બધો સવાલ જ નથી એ તો તમને સમજાય છે તો દાદાજી ખૂંચે છે એ વ્યવહાર શુદ્ધિના ભાગમાં જાય છે કે ખૂંચે છે સમજાય છે એ અશુદ્ધિ છે એટલે શુદ્ધિ શુદ્ધિકરણ માગે છે ઓકે માગે ઘણું બધું માગે સામાયિક પ્રતિક્રમણ પુરુષાર્થ બહુ માગે એ વ્યવહાર શુદ્ધિના ભાગમાં જાય ને દાદાજી વ્યવહાર શુદ્ધિ એટલે વ્યવહાર શુદ્ધિ જેટલી વધતી જાય એટલી ચિત્ત પ્રસન્નતા વધતી જાય ચિત્ત શુદ્ધિ થતાની સાથે જ ચિત્ત પ્રસન્ન હોય રાઈટ ઓકે ચિત્ત શુદ્ધિ બે વ્યવહાર શુદ્ધિ એક જ છે સાધન સાથે જ રહ્યા કરે તો ઓકે સમજાયું ને સમજાયું દાદા એ આખો માર્ગ છે મુક્તિનો મોક્ષનો માર્ગ જ એ છે બરાબર દાદાજી તીર્થંકર ભગવાન હોય કે કેવડીના ગમે તે બંનેમાં એ એકનું એક જ રહેવાનું સમજાય છે સમજાય દાદાજી પરંતુ બીજા બહારના લાભ નહીં થાય કહ્યું ને તે પોતાનો લાભ થઈ શકે અગર તો પોતાથી એમની ભાવનામાં થોડું હોય હિસાબ હોય એટલો તો હિસાબથી થાય તો એટલું થાય એટલે બહારના લાભ થવા માટે વાત છે આ તો જયારે આપણે અત્યારે છીએ ને એટલે બહુ સમજવા જેવી વાત છે આ બહુ ગંભીર છે બહુ જ ગંભીર છે આજે આપણે વિશ્વમાં વિશ્વ ફલક ઉપર આ વિજ્ઞાનને સમજ તે બધાને પહોંચાડી ના શકાય પણ જેને ભાગ્ય પુણ્ય હશે એને પહોંચવાની સાથે પહોંચે એના માટે નિમિત્ત ભાવે બહાર નીકળે તો પહોંચાય ને એમ તો નથી કરવાનું ને સમજાય છે એવી રીતે આ વાત છે અને બધે નીકળવામાં બહારનાને લાભ થાય એવી રીતે ક્યારે હોય કે આપણી કરેક્ટનેસ હોય તો જ નહીં તો નહીં કે કરેક્ટનેસ શબ્દ બહુ મોટો છે સાહેબ અપ્તસૂત્ર છે આ તો દાદાનું દાદાનું અપ્તસૂત્ર છે એમને કોઈને ઇનકરેક્ટ કરવા નથી ઇનકરેક્ટ કોઈને નથી કરવા પણ દરેકની કરેક્ટનેસ ઇનકરેક્ટનેસ શું છે પોતે પોતાની રીતે જોઈ લેવાની છે પણ પોતે પોતાની રીતે જોના હોય તો કેટલો તટસ્થ હોવો જોઈએ ઓરીનું નારિયેળ ફેંકે એવો ના હોવો જોઈએ શું કહ્યું ઉદગલ પક્ષી હોય તો શું થાય ઉડી નારિયેળ કઈ બાજુ ફેંકાય ઘરમાં દોરા છે એવું થઈ જાય એટલે તટસ્થતા તો નથી શ્રમ ના રાખે એક હજાર એકસો ને પિસ્તાળીસ માનમાં કપટ હોય ત્યાં સુધી જાગૃતિ ઉત્પન્ન ના થાય માનમાં કપટ હોય ત્યાં માન દેખાય જ નહીં આ બહુ અદભુત સૂત્ર છે દાદાનું કારણ કે બાદ કશાય એ મોક્ષનો અંતરાયનો મોટા મોટો કશાય છે બાહુબલીજીને આટલી તીવ્ર તપસ્યા કર્યા પછી પણ આ કશાય જ એમને કેવળ જ્ઞાન રૂપ્યું હતું અને એટલો નાનો પાતરા પડનો પાછો હા કેટલો પાતરા પડનો ઋષભદેવ દાદાજીના પુત્ર કેટલી સામર્થ્ય હતું છતાં આટલું પાતળું પડ અને જ્યારે એ વિચારશ્રેણી ચાલુ થઈ જાય છે આથી ક્ષપક દાદા સાહેબ સમજ્યા ક્ષપક ચાલે થાય જ ગૌતમ સ્વામીને વિષાદ અને વિષાદમાંથી નીકળી વિતરાગ વિતરાગને આમ કેમ હોય એ થતાં જ ટર્ન કરતો થતાં જ ક્ષપક ચાલુ થઈ જાય છે અને અહીં આવે છે ત્યાં સુધી ક્ષપકમાં જ એમને કેવું જ્ઞાન થાય છે ક્ષપક હંમેશા છેલ્લું હોય જ એ ગૂંથાણું છે એક સુંદર એ છેલ્લું ગૂંથાણું છે એટલે પેલું ક્ષપક શ્રેણીની વાત કરી હતી ને બહુ અદભુત છે કારણ કે બારમા ગુણસ્થાનના પહેલા ચરણમાં છીએ બહુ અદભુત છે દાદાજી સુરેશ સુરેશભાઈ આ બાહુબલીનો દાખલો આપણે લેન્કેસ્ટર કેલિફોર્નિયામાં આપેલો જ્યારે અમે ટેવો અને સ્વભાવ વિશે ક્વેશ્ચન પૂછેલો તો સ્વભાવની ચિકાસ સમજાવવા માટે આપણે બાહુબલીનો દાખલો આપેલો કે હાથી પરથી જે ઉતરવાનું કે છે ને બ્રાહ્મી ને સુંદરી એનો આખો વિસ્તારથી દાખલો આપેલો આ ચિકાસ રોકતું હતું આખું કેવળ જ્ઞાન લેન્કેસ્ટરમાં તો કદાચ ચોથી પૂર્ણિમા પેલી ચોથી જુલાઈ હશે કદાચ હા સોનલબેન રહેતા હતા ત્યારે હા એ બધાને બોલાવતા હતા પ્રેમથી પણ હવે નથી બોલાવતો કોણ જાણે શું ખબર વ્યવસ્થિત ના હિસાબમાં આવે નહીં પાછું એવું બોલે પછી મને સારું સારું માન બહુ મોટું સૂત્ર છે માનમાં કપટ હોય ત્યાં સુધી જાગૃતિ ઉત્પન્ન ના થાય હવે આપણે માનેલી જાગૃતિ ને જાગૃતિ કયા કરીને અમે ચાલ્યા જ કરીએ શબ્દ તો બહુ કામ કરે આ દાદા ભગવાનનું જ્ઞાન શબ્દ અને શાબ્દિક શબ્દ જે પ્રમાણથી હોઈ શકે છે અને અનુભવ પ્રમાણથી બે રીતે અનુભવ પ્રમાણ મુખ્ય છે એ તો પોતાનો અંદર નૃત્યથી નીકળે તારે કામ લાગે એમ એમ ના ચાલે સમજાય છે દરેકને અનુભવ તો થાય સ્વાદ આવે આ પેલી નાની બાર વર્ષની બચ્ચીને કેટલું એને થાય છે સમજવા જેવું છે માનમાં કપટ એટલે શું કે એ કપટ એ પડદો એવો છે કે પોતે પોતાનું રક્ષણ કરવા માટે એ પડદો પોતાનું આ કશાય દેખવા જ ના દે એ પડદો જ એવો છે આખો એટલે બહુ પુરુષાર્થ માગે છે પ્રતિક્રમણો પુરુષાર્થ બધું બીજું બહુ માગે કરે ખરા પછી છેવટે પરંતુ જ્ઞાનીની કૃપા તો છેવટે કામ કરે જ જરૂર કરે કદાચ એ દેખાય માનમાં કપટ થાય અને ખબર પડે માનમાં કપટ ખબર પડે બહુ મોટું કહેવાય તો એક હવા વર્ષ પછી નીકળવાની શરૂઆત થાય તો પડે જ નહીં ને કપટ શબ્દ બહુ ભારે છે કપટ શબ્દ જ બહુ ભારે છે પેલું તો કપટ કપટ એટલે આપણું કરતાપણું પુરાઈ ગયેલું એ બધો પટ અને કરતાપણું કેવી રીતે પુરાઈ ગયેલું એનું દરેકના પ્રમાણનું હોય છે તેમાં માનના પ્રકારનું શું માનક કપટ પટ એટલે પડદો આખો बचवा होया आदि त्राटी कपट તાસે દિશત નહીં આ સંતપુરુષો આવું કે છે એક હજાર અગ્નસિત્તેર જ્યાં સુધી સ્પષ્ટ વેદન થાય નહીં ત્યાં સુધી સિદ્ધાંત પ્રાપ્ત ન થાય સંવેદન જુદું છે અને સ્પષ્ટ વેદન જુદું છે સંવેદન જુદું છે સ્વસંવેદન જુદું છે અને સ્પષ્ટ વેદન જુદું છે નોખું સ્પષ્ટ વેદન છેલ્લો પ્રકાર છે સ્પષ્ટ વેદન તે જ અનુભવ પ્રમાણ સ્પષ્ટ વેદન સમજાયું એની કારકતાઓ શુદ્ધાત્માએ કરીને શુદ્ધાત્મામાં શુદ્ધાત્મામાં જ પરિણમતી જતી હોય છે અને તે વખતે પૂતગલની પૌદ્ગલિક ક્રિયાઓ પૌદ્ગલિક ક્રિયાઓ સ્વરૂપે પૌદ્ગલિકતામાં જ પરિણમતી હોય છે દેવ નોખી ધારાઓ થઈ જાય છે તે વખતે શાહ સાહેબ બંને સ્પષ્ટ નોખી રહ્યા કરે છે બંને પેરેલલ ફ્લો રહ્યા જ કરે પૂતગલ ધારા અને ચેતન ધારા શુદ્ધાત્મા ધારા બંને ત્યાં આગળ સ્પષ્ટ વેદન કે છે એને એટલે સંવેદનથી ચાલુ થઈ સ્વસંવેદન એ અનુભવ પ્રમાણનું પગથિયું છે ત્યાંથી અનુભવ સ્થિર થાય છે ત્યારે સ્પષ્ટ વેદન થાય છે એટલે દાદાએ કહ્યું કે વિત દ્વેષ એ આપણું પહેલું પગથિયું છે વિત દ્વેષ સમજાયું વિતરાગતાનું એ પહેલું પગથિયું છે અને પછી વિતરાગતાના અંશો ખુલે તે આપણું વચ્ચેનો પુરુષાર્થ છે અને વિતરાગતા તેટલી સ્ટેબલ થાય તે આપણું પરિણામ છે આ પગથિયા કયા એક હજાર અગ્નસિત્તેર આજે તો આવી ગયું છેલ્લું એક હજાર સિત્તેર વાદ ઉપર વિવાદ ના હોય તે સિદ્ધાંત કહેવાય તો સમજાય એવું છે બધા જ ને સિદ્ધાંત સ્વરૂપ સિદ્ધાંત છે એ બહુ ખાસ બહુ મહત્વનું છે વાદ ઉપર વિવાદ ના હોય એટલે વાણી જ ના નીકળે ત્યારે સિદ્ધાંત સિદ્ધાંત એ જે સિદ્ધાંતિકપણે સ્થિર થયેલો હોય ને તો એનું વાણી વર્તન વિનય બહુ સુંદર એટલે કવિરાજનું પદ બહુ લખ્યું ને એમને એવો સવાલ દેખ્યો મળ્યો જેના વાણી વર્તન ને વિનય છે મનો એવું બધું આ થઈ ગયું ચાલો આ થઈ ગયું આ તમે આપી તે ને પેલું કાગર છે તમને આપતા પુત્રોને બોલાવે છે કોણ નામ શું છે આનું અર્ચનાબેન એમનો બાબો ઓમ છે વડોદરામાં ને વડોદરા તો એ બધા ભાવ કરે છે કે અમને ત્યાં પણ બધા જાઓ ને સત્સંગ એકાદો કે થાય આપણે બહેનોનો સત્સંગ થાય કોઈ દિવસ અમને ત્યાં જજો આવો એ હલા ઓય ઓમ કેટલો મોટો છું કેટલો મોટો છું એટલે બોલવાનું આપો કેટલો મોટો છું બોલ બધાને જોઈને સાત વર્ષનો હે સાત વર્ષનો મોટો છું બહુ મોટો બહુ મોટો કહેવાય બોલ બોલ બહુ મોટો કહેવાય તું બોલ ને હા કે ના તમારું તો કાલે મને એને એવું કીધું કે દાદાજી પાસે હું જ્યારે ગયો ને દાદાજી મને ઘોડામાં લીધો ને ત્યારે મને એવું લાગ્યું કે મારે મારી અંદર જાણે ભગવાન ફરતા હોય ને એવું લાગતું હતું તો આજે ક્યારનો રડીને મારી પાસે કહે કે મને લઈ જ જા ત્યાં સર ઘેર આવશે એના આંખમાં આંસુ આવ્યા છે સા સાહેબ એના આંખમાં આંસુ આવ્યા જો રૂજુ કહેવાય આપણે રુજુતા ખોજીએ ને રુજુતા રુજુતા રુજુતા બહુ મોટો શબ્દ છે જુઓ તમને ઉગાડી જોવાની મળે તમે બધું માગો છો ને અંદરથી બહાર નીકળ્યું રુદતા કારણ કે બચ્યું છે નિર્દોષ છે ને રુજુતા એટલે એટલી સરળતા કહેવાય બહુ સમજવા જેવું ચાલો દાદાજી એની એવી ઈચ્છા છે કે અમારું હમણાં ઘર બંધાય છે ઘર બંધાય છે ત્યાં એમ કે દાદાજીને ને આપતા પુત્રોને એમ કે બોલાવજે એવું જરૂર ક્યાં બંધાય કયા એરિયા ઘોડિયા રોડ પર રામવાટિકાની પાછળ કઈ વઘોડિયા રોડ સારું સારું એટલે એના બાના ઘરે બોલાવ્યા હોય તે જજો હા જરૂર આવશે જા અને પછી ઘર થઈ જાય ને પછી બહેનોને કહેજે બહેનોનો સત્સંગ રખાય છે બુધવારે એકાદ વખત થઈ ગયા પછી રખાવજે જાઓ પપ્પા શું કરે છે એના પપ્પા સર્વિસ કરે છે એના અત્યારે ચેકમેટમાં છે પણ બીજી જગ્યાએ એમને ટ્રાય કર્યો છે સ્રોફ એન્જિનિયરિંગમાં એટલે એમનું થઈ જ ગયું છે પ્રાઇવેટમાં સારું સારું દાદા જરા જગદીશ બોલું છું હા બોલો બોલો સ્કૂલ બાબતમાં થોડી વાત એવી હતી હે આપણી કેલનપુરી સ્કૂલ બાબતમાં વાત એવી છે કે હવે આપણે ઉત્તર ઉત્તર પ્રાઇમરી સેકન્ડરી ને હાયર સેકન્ડરી તરફ આગળ વધ્યા છે થોડું દૂર રાખજો બહુ નહીં અગિયારમા ધોરણ તરફ આપણે અત્યારે રજીસ્ટર કરાયું છે અગિયારમું ધોરણ રજીસ્ટર કરાયું છે અને ધ્યાનથી સાંભળજો એની પરવાનગીનો જૂન મહિના સુધીમાં બધો જે કંઈ એ લોકોની સુનાવણી હોય છે દરખાસ્ત કર્યા પછી એ બધું ઓવર થઈ જશે જૂન મહિના સુધી હા અને આવતા જૂનમાં આપણે બાર સુધી આવી જઈશું હવે વિનંતી એવી છે જો સાંભળજો કે સ્કૂલ તો આગળ આપણી ઘણી સરસ રીતે ચાલે છે જયંતિભાઈ સાંભળજો આગળના આજુબાજુના ગામોમાં પચીસથી ત્રીસ ગામના બાળકો ન જેવી ફીમાં બાળકો અને કુમારિકાઓ એ લોકોને આપણે ભણાવીએ છીએ છોકરાઓનું ફી બધા બહુ લો છો ને તમે દાદા અમે નોર્મલ ત્રીસ રૂપિયા એટલે અમે કહીએ છીએ ત્રીસ રૂપિયા આટલા બધા લેવાય ખરી બેન તો બધા આજુબાજુના લોકો સાચું પણ નથી માનતા કે આટલી નજીવી ફીમાં કઈ રીતે ભરાવતા જયંતભાઈ કે છે ત્રીસ રૂપિયા આટલા બધા ના લેવાય હવે આપણે ઘણી ધીરે ધીરે આગળ ઘણા વધ્યા છે મારી દ્રષ્ટિ પ્રમાણે તો કોઈ તેજકના હોય જે સ્કૂલમાં રિટાયર થયા હોય શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા હોય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકનો જેમનો ડીઈઓ કચેરી તરફનો અભ્યાસ હોય એવા જો કોઈ સેવા આપે આપણા બાદમાં હોય કે બિન બાદમાં હોય અથવા કોઈના ધ્યાનમાં હોય અઠવાડિયામાં એક વખત અઠવાડિયામાં બે વખત જેવી બી એમને ટાઈમ અથવા જે બી સંજોગ હોય તો આપણે ધીરે ધીરે હજુ બાજુ બે વર્ષ જે બાકી છે માધ્યમ ઉચ્ચ માધ્યમિકમાં ત્યાં સુધી ઘણા સારા લેવલ ઉપર આવી જઈશું એને કયું ધોરણ કયું માગ્યું તમે આપણે અગિયાર માગ્યું છે ના ના એ નહીં મહાત્માની સેવા માટે દાદા એ આપણે માગ્યું છે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક માધ્યમિક માધ્યમિક વસ્તુ એનું પ્રમાણ છે આઠ થી બાર સુધીનું પાસું થયા હોવા જોઈએ ભોલાભાઈ સેવા આપતા એનું શું ક્વોલિફિકેશન એમનું ક્વોલિફિકેશન એક હોય કે એ પોતે બીઈઓ e કચેરી તરફ શિક્ષણ ક્ષેત્રે જોડેલા હોય અને રિટાયર એજ્યુકેશન ઓફિસર જે હોય છે પેલી પેલી આપણી નાની બેન હતી ને કઈ કઈ એ એ નહીં સર દાદા હે ડીઓ e કચેરી તરફ એટલે ધારો કે પ્રિન્સિપાલ લેવલના હોય રિટાયર થયા હોય એડમિનિસ્ટ્રેટર લેવલના હોય રિટાયર થયા હોય કયા લેવલ પ્રિન્સિપલ લેવલ રિટાયર થયેલા હોય તો ચાલે પછી એટલે પ્રિન્સિપલ તરીકે નહીં પણ આપણે માર્ગદર્શક તરીકે એડવાઇઝર તરીકે એડમિનિસ્ટ્રેટર તરીકે જે લોકો રિટાયર થયેલા હોય છે આપણા મહાત્માઓમાં એવું હોય તો કે કોઈ પણ હોય અથવા તમને કોઈ પરિચિતમાં હોય જેમને સેવા આપવાનું ભાવ આપણને હા કારણ કે હવે સ્કૂલ થોડું ઘણું આગળ વધી છે પણ જગદીશભાઈ મફતમાં સેવા લેવાની ના દાદા આપણે તો આપણે એ તો આપણે મોટા દાદા આપણા તરફથી તો અમને બહુ નાનપણથી શીખવાનું મળેલું હે મફતમાં લેનાર મૂર્ખ મફતમાં એ કરનાર મૂર્ખ હોય છે હું પોતે સમજુ છું એટલે આપણે મફત તો ધર્મ જ નથી કરતા ના એટલે જે ધોરણ ચાલતું એ પ્રમાણે હા દાદા કરેક્ટ બિલકુલ સરબંધ ચાલે અને એમને એટલી બધી બર્ડન નહીં પડવા દઈએ કે જેથી કરીને એમને કોઈ વધારાનું બર્ડન પડે એમ સરસ એટલું જ છે દાદા આ મહાત્માઓને એમને વિનંતી કરી છે કે આપણામાંથી કોઈ સેવા આપી શકે એવા હોય તો કહેજો આ ફિલ્ડમાં એજ્યુકેશન ફિલ્ડમાં હોય તે માધ્યમિક અને ઉચ્ચ ડીઓ ડીઓ ડીઓ ડીઓ ડીઓ ક્યાં આગળ એમને કનેક્શન સરકાર સમજી ગયો આ મહાત્માઓ તમે બધા સાંભળ્યું અને આગળ સંદેશો મોકલજો જે હોય તે હમ બાજુપુરા આ જુઓ દાદા મહાત્મા પરેશ મળ્યો છે ને પરેશ લલિત પરેશ દાદર મળ્યો છે તારું ભાઈબંધ સારું ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી મેં વાંચન તે રાખ વાંચી બતાવું છો તમે જોવો જઈ ભગવાનના ભગવાન ઉપરીના ઉપરી હે કનુદાદા ભગવાન વિતરાગ પરમાત્મા પ્રભુ આપને આપના પુત્ર પરેશના લઘુત્તમ ભાવે અનંત નમસ્કાર નમસ્કાર નમસ્કાર જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ દાદાજી દોઢ લાખ રૂપિયા લાવ્યો છું એ આપના જે છે ખેતી પણ આપની જ છે આવું લખે શું કરીશું ખેતી પણ આપની જ છે બધું એને જાણે પોતાનું જોયું અક્રમ વિજ્ઞાનનો પ્રભાવ બીજું કશું જ નથી આમાં આપણો કંઈ પ્રભાવ પડતો પડતો નથી કોઈનો આ તો આ કાળમાં જે પ્રગટ થયું છે તેની વાત છે આ કરેક્ટનેસ જે વાત કરે છે આપણે આટલી જ વાત કરે છે તો દાદાએ કહ્યું હતું કે મહાત્મા બધું ધરી દેશે પણ તમે બહુ જવાબદાર છો તમારે જવાબદારી તરીકે રહ્યા તો બધી ઉન્નતિ થયા કરશે આ વિજ્ઞાનની સંઘની અને બધી જ રીતે આપને આ પૈસા જ્યાં મૂકવા હોય ત્યાં મૂકજો દાદાજી આપ મારી તથા ફેમિલી બધાની આગરી મુખ સુધી પકડી રાખજો સારું બધું થાય ને પરેશ એટલે પૈસા આપી દીધા એના રસીદ મળી ગઈ ને જગદીશભાઈ એના પૈસા મળી ગયા દોઢ લાખ મળ્યા ને એમના સારું રાજેશ દવે બીલુવા આજે સવારે આપનાથી મુલાકાત દરમિયાન આપને કે અચ્છા સારું એ તો સમજી ગયા સરસ બસ આ પતી ગયો હવે ચાલો આ છેલ્લું કાગળિયું શું છે શાહબાગ સારું ચાલો મનીષભાઈ મંદાકીની બહેનનું કાગળ છે મંદાકીની બહેનનું હા Ashwin I am sending this two photographs for your signature Please, Dadaji, do the vidhi on the photographs and send lot, so lots and lots of blessings. Whoever sees the photographs will get peace of mind and your blessings. એવું કે છે એટલે એને આ મંગાયો છે એને એની વિધિ કરતો મંદાજી એવો અને એના દીકરાનો સાથો છે અહીંયા આગળ એ લખે છે કે finally I have decided to walk I am going to walk with your blessings please shower me your અસીમ કૃપા એન્ડ આશીર્વાદ પ્લીઝ ગીવ મી યોર શક્તિ so I can make a firm decision to walk આ છોકરો દાદાની હાજરીથી આટલું ફર્મ છે આમ તો ડિસિઝનમાં પરંતુ ચાલવા માટે એને આવું છે ડોક્ટર ક્રિશ તમે એમને વાત કરો છોકરા માટે તમે ત્યાં જઈને થોડુંક વાત કરી આવો ને કે આવી પરિસ્થિતિ છે what can be done can be brought to you જાઓ કરી આવો જરૂર એને આગળ કહ્યું હતું તો ખરું પણ એ ગયા જ નહીં ખબર નથી એટલે વિઠ્ઠલબેન મળ્યા કે નહીં બસ એટલું જ છે ચાલો અને એને અહીંયા આપણી મૈનાબેન અને પેલી મલ્લિકાબેન છે કે અને ત્રણ બહેનો જો આ મંદાકીની તો પરિણામ ફરે છે ચીમન કાકા હતા દાદા હતા હાજરી હતી આખા ઘરમાં અને અશ્વિન સારામાં સારો દીકરો આ જુઓ કર્મ અને કર્મના પ્રભાવો આજે એનું પરિવર્તન જોઈ લો તમે ત્રણ બહેનો હાથ સાંભળો છો કે કે નહીં હવે મારે બધું સમજાઈ ગયું છે કે ભૂલો અંદર જ પડેલી છે અને શૂટ ઓન સાઇટ પ્રતિક્રમણ માગે છે એ સમજણ પડી ગઈ છે અને એમાં જ મારું જીવન વ્યતીત થાય એ મારી ભાવના છે આવું કે છે શું કેવું બોલ ને હે તો તમે તો આમ ને તેમ એવું બધું ઘડી ઘડી આવો છો મારી પાસે હે એને સમજાયું આવે કે નહીં આટલી જ વાત ઉપરથી તમે સમજી લેજો તમને બહુ મોટું સમજણ મળી જશે ઘરમાં ઘરમાં જ ખાસ કરીને પેલી બે બહેનોને કહું છું ચાલો હવે બધું થઈ ગયું આપણું નવનીભાઈ શું કહ્યું હે હવે હવે એ તો વાત કરશે વાત કરશે વાત કરશે તો હવે આપણે આ બધું થઈ ગયું છે અને અરે એક મિનિટ એક છેલ્લું રહી ગયું થોડુંક જો સમય આપો તો તારાચંદજી બહુ અગત્યનો છે આપશો પાંચ મિનિટ એ બે પેરલ એ વાંચતા જાય એક બાજુ સાંભળતા જશે પૂજન કોનું બાકી છે આપણું અચ્છા અચ્છા અચ્છા અચ્છા તારાચંદજી આ જાઓ ને જલ્દી હા અમીન સાહેબ એટલે ઓહો તો એમના બરોબર છે સોરી એક કામ કરો लो ये पढ़ पढ़ेंगे क्या ऐसा ही बोल दो ना थोड़ा सा अच्छा लो लंबा है तो ऐसा पूजा बाकी है डॉक्टर जीतू जय सच्चिदानंद दादा भगवान का एक सूत्र है टकराव उठाइए और जो है वो सूत्र क्या कहते हैं कि एक बार टकराने से पांच हजार का नुकसान होता है कितनी बारीकी से गणना की है पूरे सारे जितने भी परमाणु हैं सब में दादा भगवान गुजरे हुए हैं और ऐसे दादा भगवान के आप ये सानिध्य है तो आपके भाग्य की तो सचमुच में ये सौ टंस का सोना रहेगा कृमि के ज्ञान से आज तक सारे विश्व में कृमि के ज्ञान ही है और कृम के ज्ञान से किसी को टेम्परेरी शांति हुई है लेकिन परमानेंट शांति तो अक्रम विज्ञान एक दादा भगवान के दरबार के अलावा कहीं नहीं हो सकती ये बिल्कुल सत्य है यह मैं गारंटी पूर्वक कहता हूँ जैसे दादा गारंटी देते थे ना मैं हृदय की आवाज है मेरी लेकिन आप खुद ही इसका फायदा नहीं उठाए आप तो अत्यंत उल्लास में रहते हैं लेकिन और लोग जो दिन रात दुखी हैं सब घर में कड़े से आज कलयुग में उन सब लोगों को दादाजी के दर्शन करवा दीजिए दर्शन से बीज पड़ता है आंखों में दृष्टि डालते थे तो सचमुच में आप वही लोग हैं जो जो है दादाजी का भी दर्शन किए थे भूल से वो आज जो है इस दरबार में आए हैं इसीलिए वो भी आ जाएंगे वो भी लाइन में लग जाएंगे इतनी मेरी करवा प्रार्थना है कि ज्यादा से ज्यादा लोगों को दादाजी के दर्शन करवा दीजिए मैंने थोड़ा निवेदन किया है यत्र तत्र सर्वत्र दादा भगवान ना असीम जय जयकार हो यत्र तत्र सर्वत्र स्वामी श्री सिमंदर भगवान ना असीम जय जयकार हो आज परमहंसों की सभा में अपना अनुभव शेयर करना चाहता हूँ कृपया स्वीकृति दें भूल चूक गलती को क्षमा करें प्रेम अर्जी है स्वीकार करने की कारुण्य कृपा करने के लिए निम्न प्रार्थना सह विनय के साथ आपके चरणों में प्रस्तुत है साथ में छपा कागज को भी स्वीकृति दे तो हम छपा करके जनता को भी दे सकते हैं आपकी अत्यति कारुण्य कृपा की ज्ञान अमृत वर्षा हम सभी महात्माओं पर हो चुकी है इस कृपा का अत्यंत उल्लास अनुभव किया हम आपके अत्यति कृतज्ञ हैं अपार प्रेम शांति सुख आनंद का खजाना ही खुल गया है जिसका अभियान शब्दों में नहीं लिखा जा सकता धन्यवाद ऐसो को उदार जगमाही बिन सेवा जो द्रव्य दीन पर राम सरिस को इनाई आज सारे जगत के लोग मारे दुख अशांति बेचैनी के कले के वातावरण में प्रभावित हैं ये भी आपने हमें दृष्टि दी कि ये दुख जो आया है वह हमारे कर्मों का उदय है आज किसी भी परिवार में सुख शांति नहीं बेचैनी का बेचैनी से करा रहे हैं ये हमको सहन नहीं हो रहा सभी आत्मा हमारी ही है किसी को किंचित मात्र भी दुख ना हो ना हो ना हो ये भाव हम निरंतर भरते रहे दादाजी ये भाव के दादाजी है आप सब लोग ये भाव भरते रहे सुबह शाम और किसी भी जीव को किंचित मात्र भी दुख ना हो ना हो ना हो तो भाव का परिणाम निश्चय आएगा दादाजी ने दो शब्दों में सारा संसार को हल कर दिया है ये भाव के दादा हैं और शक्ति देने आए हैं दादाजी खुद कह रहे हैं मेरे से शक्ति दे दो मैं शक्ति देने आया हूँ फिर भी हम अब आगे ऐसे हो जाते हैं कि अपनी शक्ति और भाव ये नहीं मांग रहे हैं इसलिए मेरा निवेदन है सुबह शाम दादा से भाव ये मांगते हैं हे दादा जग कल्याण करो सभी जीवों को मोक्ष ज्ञान पामो दुनिया का अंतराय और विघ्नो नाश हो स्वामी सबने शरण लो इस प्रार्थना को आपका बल मिले इस प्रार्थना को आपका बल मिले यह हमारी आपके समक्ष प्रार्थना है इस प्रार्थना को शक्ति दो शक्ति दो शक्ति दो अलौकिक है अक्रम विज्ञान जय सच्चिदानंद पक्का ठिकाना अक्रम विज्ञान न भूतो न भविष्य अद्भुत आश्चर्य अनूठा बेजोड़ पूरे विश्व में सभी रिलेटिव ज्ञान है और रियल ज्ञान केवल यहीं पर है जिसके निमित्त है श्री दादा भगवान दादा भगवान बताते हैं जो सुख मेरे को मिला वह सबको मिले ज्ञान होने के चार साल बाद में निमित्त भाई चंद्रकांता जी से यह ज्ञान खुला प्रकाश में हुआ जिसका हम अति आभारी है आज हम कितने पुण्यशाली भाग्यशाली हैं जो हमारे बीच में परम पूजनीय